આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું ત્રેપનમું અને ચોપનમું એ બંને વચનામૃત વાંચ્યા બંને વચનામૃત સાથે લેવાના છે સાથે એટલા માટે લેવાની જરૂર છે કે બંને વચનામૃતને આંતર સંબંધ છે કનેક્ટેડ છે એટલે સાથે લેવાથી અને સાથે સમજવાથી વધારે આપણને સમજમાં બળ મળે એવું છે એટલે સાથે લીધા છે આ બંને વચનામૃતમાંથી ફક્ત ત્રણ જ બાબત સમજવાની છે એક મોક્ષનું દ્વાર ક્યાં છે બીજી બાબત મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય ખુલ્લું કેમ થાય ત્રીજી બાબત મોક્ષનું દ્વાર બંધ કેમ થયા આ ત્રણ બાબત આ બે વચનામૃતમાંથી સમજવાની છે પેલી બાબત તો એ છે ભાઈ કે પહેલાં તો આપણને મોક્ષની ઈચ્છા છે કે પછી આપણે ખાલી વાતો કરીએ છીએ ભગવાન બુદ્ધ એક નગરમાં ચાતુરમાં શ્રોકાયા હતા ચાર માસ સુધી એમણે ઉપદેશ આપતા રહ્યા કે દુઃખ છે દુઃખનું કારણ છે દુઃખ નિવૃત્તિનો ઉપાય છે અને દુઃખ નિવૃત્ત થાય છે એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે નિર્વાણ પ્રાપ્ત થાય છે વિવિધ રીતે આ ચાર મુદ્દાઓ ઉપર ચાર આર્ય સત્ય જે છે એના ઉપર ભગવાન બુદ્ધ એ નગરમાં સરસ રીતે વાતો કરતા રહ્યા હવે ચાતુર્માસ પૂરા થવાને ચાર પાંચ દિવસની જ વાર છે અને એ નગર ચડીને બુદ્ધ હવે જવા માગે છે ત્યારે એક વિચક્ષણ પુરુષે ભગવાન બુદ્ધને પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે આ ચાર મહિના સુધી વાતો કરી એમાં તમે એવું કહ્યું કે મોક્ષ તો બધાને પ્રાપ્ત થાય છે મોક્ષનો અધિકારી દરેક મનુષ્ય છે તો પ્રભુ તમે તમારી જેવા સમજાવવાવાળા હોય અને આખું એ નગર શ્રદ્ધાથી આપને સાંભળતું હોય તો શું આ બધા લોકો મોક્ષને પ્રાપ્ત થશે બધાને મોક્ષ મળશે ભગવાન બુદ્ધ ચૂપ થઈ ગયા એમણે કહ્યું ભાઈ તારો પ્રશ્ન તો બહુ ગંભીર છે મારે થોડો વિચારવાનો સમય જોશે તો પછી જવાબ આપું તો ચાલે હા પ્રભુ કંઈ વાંધો નહીં હજી તો ચાર પાંચ દિવસ છે એવા ચૂપ રહ્યા પછી ભગવાન બુદ્ધે કહ્યું પેલા માણસને કે ભાઈ એક કામ છે તમે કરશો એટલે બોલો ને પ્રભુ કે હું ચાર પાંચ દિવસ પછી જવાનો છું આ નગરે મને આટલો ભાવથી સાચવો છે ભિક્ષા વગેરે આપ્યું છે તો મને થાય છે કે હું આ નગરના લોકોને કંઈક ઉપયોગી થતો જાઉં એ લોકોની કાંઈ ઈચ્છા હોય કંઈ જોઈતું હોય તો હું એમાં કંઈ આશીર્વાદ આપતો જાઉં કે મારાથી થાય તે મદદ કરતો જાઉં તો તમે એમ એમ કરો કે તમે કાગળ લઈને સારા એ નગરમાં એક નોંધ કરી આવો કે કોઈને શું જોઈએ છે તો હું એટલી મદદ કરતો જાઉં કે એવા ચાર પાંચ દિવસ પછી બુદ્ધ જવાના છે તો જે ઈચ્છા હોય તે બોલો સાધુઓનું કામ તો દુઃખ ટાળવાનું છે તો ટાળતા જાય પેલો માણસ કે બહુ સરસ પ્રભુ હું કરી આવું આખા નગરમાં જેટલાને મળાય અને એમની જે જે ઈચ્છાઓ હતી એ બધું એ ટપકાવતો ગયો નોંધ કરતો ગયો સાંજે એ પાછો આવ્યો બુદ્ધ પાસે અને બુદ્ધને કહ્યું કે પ્રભુ આ સાંજ સુધીમાં જેટલું ફરાયું જેટલાને મળાયું બહુ જાણા ઘણા લોકોએ રસ લીધો છે અને ઘણું બધું આમાં લખાયું છે ભગવાન બુદ્ધ કે એ વાંચે સંભળાય મને મારાથી શું થઈ શકે એવું છે અને પેલો માણસ આખું લિસ્ટ વાંચતો ગયો તો કોઈને દીકરા જોઈતા હતા કોઈને દીકરી જોઈતી હતી કોઈને લગ્ન અટક્યા હતા પત્ની જોઈતી હતી કોઈને ધન વૈભવ જોઈતો હતો કોઈને પોતાના શત્રુઓને ધૂળ ચાટતો કરી દેવો હતો એની શત્રુઓનો નાશ કરવો હતો કોઈને મુખી થવું હતું કોઈને નગરપતિ થવું હતું કોઈને રોગ મટાડવો હતો કોઈએ એવી પણ ઈચ્છા લખી હતી લખાવી હતી કે બુદ્ધ આ નગર છોડીને જાય ને એ જ અમારી ઈચ્છા છે હા એવું પણ લખ્યું હતું કે આ જાય બહુ લોહી પીધું મોક્ષની વાતો કરી કરીને હવે નગર છોડે એવી અમારી ઈચ્છા છે આવી બધી ઈચ્છાઓ એ લિસ્ટમાં હતી લિસ્ટ પૂરું થયું ભગવાન બુદ્ધે કહ્યું ભાઈ તે સવારે જે પ્રશ્ન પૂછ્યો હતો ને એનો આ ઉત્તર છે એટલે પ્રભુ એટલે શું જો કોઈને મોક્ષ જોઈતો જ ન હોય તો ક્યાંથી મળે આમાં કોઈએ એમ લખાવ્યું છે કે મારે નિર્વાણ જોઈએ છે મારે આ મોક્ષ જોઈએ છે મારે આ સંસારના દાવાનળથી છૂટી જવું છે એવું એક પણ લખાયું છે ત્યારે પેલા માણસને પ્રકાશ થયો કે પ્રભુ મેં મારું લખ્યું છે એમાંય મેં નથી લખ્યું હું મારી પત્નીથી એટલો કંટાળ્યો છું એટલે મેં લખ્યું છે કે પ્રભુ કાંઈક આશીર્વાદ આપો કે અમે બે છૂટા પડીએ ભગવાન બુદ્ધ બહુ હસ્યા કે ભાઈ <clears throat> ઈચ્છા ન હોય તો મોક્ષ મળતો નથી પછી દ્રષ્ટાંત બહુ સરસ સાહેબ ભગવાન બુદ્ધ યુનિક દ્રષ્ટાંત કે ભાઈ ઘોડાને આપણે નદી તળાવ સરોવર હોય ત્યાં લઈ જઈ શકીએ પાણી દેખાડી શકીએ પણ ઘોડાને પાણી પીવું હોય તો જ પી શકે શું વાત કરી બોલો તમે પાણી દેખાડી શકો પણ ઘોડાને પાણી પીવડાવી ન શકો એ ઘોડાને પીવું હોય તો જ પીએ હઠીલામાં હઠીલું પ્રાણી ઘોડો છે હજી બીજા કદાચ પ્રાણીને તમે બે લાફા મારો ધોલ મારો લાકડી મારો તો કદાચ પી લે ઘોડો ન પીએ મરી જાય તોય ન પીએ એવી રીતે ભાઈ મોક્ષ જોઈતો જ ન હોય ઈચ્છા જ ન હોય તેને ભગવાન પણ મોક્ષ ના આપી શકે એટલે પાયાનો પ્રશ્ન એ છે કે આપણે જોઈએ છે કે પછી આ લિસ્ટમાં કહ્યું એવું જ છે બધું એવા કેટલા હોય કે બસ આ દેહે તો છેલ્લો જન્મ કરી લેવો છે કોઈ સંસારના મોહ માયામાં બંધનોમાં ફસાવું નથી રાગ દ્વેષમાં ફસાવું નથી સંસાર માત્રની વાસનાઓ ખંખેરીને છેક ભગવાનની પાસે પહોંચી જવું છે એવી મોક્ષની પ્રબળ ઈચ્છા કેટલાની હોય અને યાદ રાખવા જેવી વાત છે કે જ્યારે આવી મોક્ષની પ્રબળ ઈચ્છા હશે ત્યારે જ મોક્ષનું દ્વાર હાથમાં આવશે દારૂડિયા હોય છે ને દેશી કે ઇંગ્લિશ જે પીનારા હોય તે એક જણો વિઝા લેવા ગયો તે ત્યાં તો પછી આપણા કાઠિયાવાડી દરબાર ગયેલા વિઝા લેવા અમેરિકાના ગુજરાતી એમની દરબારોની ગુજરાતી બોલે તો એ કેવું હોય દેશી એની જુદી હોય બોલવાની ઇંગ્લિશ તો ભણ્યા તો હોય જ નહીં લગભગ બાપુગીરીમાં કોઈ રીતે જવાનું થયું છે અમેરિકા તો એમ્બેસીમાં વિઝા લેવા ગયા તો પેલા પૂછે ને કે તમે ભાઈ ભાષાનો પ્રશ્ન આવે એટલે પૂછે કે તમને ઇંગ્લિશ ફાવશે તો બાપુ કે હારો હોય તો દેશી ભાવે હવે ઓઈલો ભાષાનું પૂછે અને આ દારૂનું જ સમજે બોલો હારો હોય તો દેશી ભાવે એટલે દેશી કે ઇંગ્લિશ જે પીનારો હોય દારૂડિયો એને દારૂ ક્યાંથી મળે છે એને તણ મળી જાય બોલો હા મને તમને કાંઈ સૂજ ન પડે પણ એને ખબર પડી જાય ક્યાં કોથળી મળે છે વ્યભિચાર એડલ્ટરી કરવા વાળાને ખબર પડી જ જાય કે વેશ્યાઓના ઠામ ઠેકાણા ક્યાં છે તો ભલા માણસ જેને મોક્ષની ઈચ્છા હોય એને મોક્ષનું દ્વાર ક્યાંથી ન મળે મળી જાય પણ મોક્ષ સિવાય જો બીજી કાંઈ પણ મનોકામના લૌકિક કામના હશે તો મોક્ષનું દ્વાર હાથમાં નહીં આવે અને અનાયાસે એક એક શબ્દને ધારજો જો તીવ્ર મુક્ત થવાની ઈચ્છા હશે તો જ મોક્ષનું દ્વાર હાથમાં આવશે અને કદાચ અનાયાસે મોક્ષનું દ્વાર હાથમાં આવ્યું તો ત્યાં ટકી નહીં રહેવાય હાથમાંથી છૂટી જશે ટકી નહીં રહેવાય અને કદાચ કોઈ સંજોગે ટકી ગયા તો એ દ્વાર ખુલશે નહીં અને જ્યાં સુધી એ દ્વાર નહીં ખુલે ત્યાં સુધી મોક્ષમાં પ્રવેશ નહીં થાય એટલે જો મુક્તિની મોક્ષની ઈચ્છા છે તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એક અને કેવળ એકમાત્ર જ મોક્ષનું દ્વાર છે નરકને ત્રણ છે ત્રિવિધમ નરકશ્ય ઇદમ દ્વાર કામ ક્રોધ અને લોભ નરકના ત્રણ દરવાજા છે કારણ કે ટ્રાફિક બહુ હોય પરંતુ મોક્ષનો એક જ દરવાજો છે એક અને એક એક્સક્લુઝિવલી એક જ દરવાજો છે અને એ ભગવાનના સાધુ પુરુષો સત્પુરુષો એ જ મોક્ષનું દ્વાર છે બીજો કોઈ દ્વાર નથી એક જ દરવાજો છે એટલે શીખ સંપ્રદાયની અંદર એમના દેવસ્થાન છે ને ધર્મસ્થાન છે ને એનું ગુરુદ્વારા કહેવામાં આવે છે બહુ સરસ ગુરુદ્વારા ગુરુ હિ દ્વાર હે ગુરુ વગર મોક્ષમાં નહીં જવાય સાધુઓ વગર મોક્ષમાં નહીં જવાય સાધુઓ વગર ભગવાનને નહીં મળે ગુરુદ્વારા છે એ આ પહેલાં આપણે પ્રથમનું ચોપનમું વચનામૃત સમજીશું અને પછી આપણે ત્રેપનમું સમજીશું ગુરુદ્વારા છે સાધુ એ દ્વાર છે મોક્ષનું એ ચોપનમાં વચનામૃતમાં પ્રથમના ચોપનમાં એ કહ્યું કે જીવનું મોક્ષનું દ્વાર સત્પુરુષ થકી ઉઘાડું થાય છે અને ભાગવત ધર્મનું પોષણ પણ સત્પુરુષ થકી જ થાય છે આ પ્રથમનું ચોપનમું વચનામૃત એકવાર જુનાગઢની એ સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે વંચા દર વખતે વંચાતા જ હોય ને પણ આ વંચાયું પૂરું થયું સ્વામી કે ફરી વાંચો પૂરું થયું સ્વામી કે ફરી વાંચો પૂરું થયું સ્વામી કે ફરી વાંચો પાંચ વાર આ વચનામૃત વંચાયું તોય સ્વામી બોલ્યા કે ભાઈ આ વચનામૃત તો જાણે એમ જ થાય છે જ સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ આમાં તો જીવને મોક્ષને માટે જે કહેવા જેવું છે એ કહી દીધું છે આપણા બાપે અને આમાં તો સત્પુરુષને જ મોક્ષનું દ્વાર કહી દીધા છે ભીતમાં ગમે એટલા માથા મારો પણ અંદર ન જવાય એ દ્વારથી જ અંદર જવાય એમ જેને સ્વામી કહે આ વચનામૃત સમજાયું એના ભાગ્ય ખુલી ગયા અને જેને આ વચનામૃત ન સમજાયું ગુણાતીતાનંદ સ્વામી કહે એના ભાગ્ય ફૂટી ગયા તમારે શાક બકાલું જોઈતું હોય ને તો તમારે બકાલી પાસે જ જવું પડે તમારે સોનું જોતું હોય ને ગોલ્ડ જોતું હોય ને તો તમારે સોની પાસે જ જવું પડે તમારે હીરા ઝવેરાત જોઈતી હોય ને તો તમારે ઝવેરી પાસે જ જવું પડે તમારે વીમો ઉતારવો હોય ને ઇન્સ્યોરન્સ તો તમારે વીમા એજન્ટ પાસે જ જવું પડે અને તમે કોઈ કોર્ટના કેસ લફરામાં હલવાઈ ગયા હો તો તમારે વકીલ પાસે જ જવું પડે એમ કાન ખોલ કે સુન લો મોક્ષ જોઈતો હોય તો ભગવાનના સાધુ પાસે જ જવું પડે બીજો કોઈ ઉપાય તુલસીદાસજીએ કહ્યું છે ગુરુ બીનું ભાવનિધિ તરઈન કોઈ ગુરુ બીનુ ભાવ નિધિ તરઈન કોઈ જો શિવ બિરંચી સમકી ન હોય જો શિવ બિરંચી સમકી ન હોય શિવ અને બ્રહ્મા જેવો કેમ ન હોય તુલસીદાસજી કહે છે પણ સાધુઓ વગર ગુરુઓ વગર ક્યારેય ભવસાગર તરાતો નથી આટલો બધો મહિમા તો એવું એમાં શું છે આટલો બધો મહિમા એ મોક્ષનું દ્વાર છે એવું એમાં શું છે એ સમજી લેવું જોઈએ ભાગવતના પંચમ સ્કંધમાં જળ વરદજીનું આખ્યાન છે શ્રીજી મહારાજે જળભરતજીને પણ વચનામૃતમાં બહુ યાદ કર્યા છે શિક્ષાપત્રીમાં પણ સાધુ અને ધર્મોમાં યાદ કર્યા છે જળભરતના આખ્યાન ઉપર તો શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા છે કે આ તો બડી ચમત્કારિક ઘટના જે ન થાય એવું થઈ ગયું છે જળભરતજી ચક્રવર્તી સમ્રાટ હતા પેલા ભરતજી હતા ને ત્યારે ત્રણ જન્મ પેલા અને વૃષુદેવ ભગવાન તો એના બાપ હતા વૃષભદેવ ભગવાન એના બાપ હતા આ એમના સીધા દીકરા હતા ચક્રવર્તી સમ્રાટની ગાદી ઉપર બેઠા હતા એ સર્વનો ત્યાગ કરી અને મુક્તિને માટે મોક્ષને માટે ભગવત પ્રાપ્તિને માટે બધું જ છોડી અને પુલ્હાશ્રમમાં ગંડકીને કિનારે ચાલ્યા ગયા કઠોર યોગ સાધના તપ સાધના જપ સાધના ધ્યાન સાધના એ બધું કરતા રહ્યા અને આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી પણ ગોતું ખાઈ ગયા એક હરણના બાળમાં એને આસક્તિ થઈ ગઈ મોક્ષ બગડી ગયો અને બીજો જન્મ હરણનો ઢોરનો પશુનો આવ્યો જેને દેવતાઓ પગે લાગતા હતા એવા ભરતજી મહારાજ આજે ઢોર થયા પશુ થયા અને એ પછી મૃગનો દેહ પડ્યો ત્યારે ફરીથી બ્રાહ્મણ કુળમાં અવતર્યા અને જળભરતજી કહેવાયા હવે સમજી ગયા છે એટલે જાણી જોઈને પાગલ ઉન્મતની જેમ વર્તે છે બિલકુલ પાગલ મેડ માણસની જેમ વર્તે કોઈ સુખું વર્તન કરે નહીં જંગલમાં ફરે અને પ્રભુ સ્મરણમાં લીન રહે છે એમાં રહુગણ રાજા કપિલ ભગવાનના આશ્રમે જતા હતા પાલખીમાં બેસીને સાધુ પાસે જાય છે એટલા માટે લશ્કર સાથે નથી ચાર જણા જ એની પાલખી શિબિકા ઉપાડે છે એમાં ચાલતા ચાલતા એ ગહન વનની અંદર એનો એક ઉપાડનારો ભોઈ માણસ એ માંદો પડી ગયો એટલે કહ્યું કે કોઈને ખોળી લાવો ને એમાં મસ્ત ભટકતા આ જળ ભરત હાથમાં આવી ગયા એમને જોડી દીધા શિબિકા ચાલતી થઈ પણ જળ તો જળ છે નીચે કોઈ કીડી મકોડી જીવજંતુ દેખાય એટલે ઠેકડો મારે અને શિબિકામાં બેઠેલા રહુગણ રાજા એનું સીધું માથું પેલા દંડા સાથે જોરથી ભટકાય અને રાજા એકદમ ખીજાઈ ગયા કે ભાઈ સરખા ચાલો ને તમે શું કરો યાર ખબર નથી પડતી આટલું કેમ ડકડક ડકડક ડકડક થાય સરખો ગીરમાં ગાડી નાખો અરે મહારાજ અમે તો બધા સરખા ચાલીએ છીએ પણ નવો જોડ્યો છે ને એ આવી રીતે કંઈક કરે છે એમ એલા એ સરખો ચાલ નહીં ત્યારે મારી મને તોડી નાખીશ એકવાર કહ્યું પણ વળી પાછું કંઈક થયું ઠેકડો માર્યો રહુગણ મહારાજનું માથું વટકાયું રહુગણ મહારાજે ખીજાઈ ગયા કે ભાર ઉપાડવો પડે છે જેણે વજન ઉપાડી ઉપાડી ભાર ઉપાડી ઉપાડીને થાકી ગયો છો માર વગર સીધો નહીં થાય તને દંડ આપવો પડશે શિક્ષા આપવી પડશે ત્યારે તું સીધો થઈશ એમ કહીને જેમ તેમ અનાદર કરવા માંડ્યા અને મારવા માટે તૈયાર થયા ત્યારે જળભરતજીને થયું કે હો હો આની દુર્ગતિ થશે હું કોઈ દી સીધું બોલ્યો નથી પણ જો આ સીધું નહીં બોલું ને તો આ મને મારશે પીટશે અનાદર કરશે તેની દુર્ગતિ થશે દુર્ગતિ થાય એનો વાંધો નહીં પણ સાધુનો મહિમા ઘટી જશે જગતમાંથી શાસ્ત્રમાંથી કે જેને સાધુએ પોતાને ખભે ઉપાડ્યો એની દુર્ગતિ થઈ માટે મારે બોલવું પડશે સાધુ તે હોય હિને કારજ હાનિ સાધુએ જેને ઉપાડ્યો એની દુર્ગતિ થાય નહીં માટે હવે મારે બોલવું પડશે અને એટલા માટે જડ બોલ્યા કે રાજન તમે કહો છો વાત સાચી છે કે હું ભાર ઉપાડી ઉપાડીને થાકી ગયો છું એટલા જન્મ લીધા એટલા જન્મ લીધા એ જન્મના ભાર ઉપાડી ઉપાડીને હવે હું ભવ ભટકણમાંથી થાકી ગયો છું અને તમે કહ્યું ને કે દંડ વગર તું સુધરીશ નહીં મહારાજ સાચી વાત છે આ મને ત્રણ જન્મનો દંડ મળ્યો ને ત્યારે હું સમજ્યો રહુગણ મહારાજ કે હો આ તો કોઈ પાગલ નથી આ તો પરમહંસ છે એકદમ ઉછળીને પગ પકડી લીધા મહારાજ આવા ગૂઢ રીતે વિચરતા તમે કોણ છો મને ક્ષમા આપો મને હિતની કાંઈક વાત કહો મહારાજ અપરાધ ક્ષમા કરો સીધો નહીં બોલનારા જડ હવે રહુગણને જે પહેલું વાક્ય કહે છે સાંભળજો ભાઈ ક્યાં જાઉં છું હું કપિલ મુનિના આશ્રમમાં જાઉં છું શા માટે જાઉં છું મોક્ષ માટે મોક્ષ માટે રહુગણ સાંભળી લે કે મોક્ષ કેમ થાય હ મોક્ષ કેમ થાય રહુગણ સાંભળી લે રહુગણ એ તત તપસાનયાતિ રહુગણ એ તત તપસાનયાતિ ન ચેજ્જયા નિર્વપણાત ગૃહાતવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યે વિના મહત્પાદરજો વિષેકમ વિના મહત્પાદરજો વિષેકમ હે રહુગણ તપ કરી કરીને કાંટો થઈ જાય તો મોક્ષ ન મળે સાંભળજો અરે વૈદિક યજ્ઞો કરી કરીને તાકી થાકી જાય તોય તને મોક્ષ ન મળે તને ભગવાન ન મળે તને ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન ન થાય નિર્વપણાત ગૃહાતવા તું ગ્રહનો ત્યાગ કરીને નીકળી જા કે ગ્રહસ્થના એકે એક ધર્મનું યથાતથ પાલન કર અતિથિઓની સેવા કર ગરીબોની સેવા કર ગયોની સેવા કર તારે જે કરવું હોય એ કર દાન દક્ષિણા આ તે અનુ ભગવાન તને એમ નહીં મળે એમ તને મોક્ષ નહીં થાય આ આ રહુગણને જ કહે છે એમ નહીં આપણે સમજવાનું છે કારણ કે લગભગ આપણે ઊંધું જ કરતા હોય છે તારે કરવું એટલું કર તારે કરવા હોય એટલા તું યજ્ઞ કર તારે કરવા હોય એટલા ગ્રહસ્થના ધર્મનું પાલન કર તારે કરવું હોય રીતે ગરજ છોડીને તું જંગલમાં ભાગી જા અરે તારે કરવું હોય એટલું વેદોનું અધ્યયન કરી નાખ અરે તું સૂર્યાદિક દેવતાઓને કરવી હોય એટલી આરાધના કરી નાખ તને ભગવાન નહીં મળે મોક્ષ નહીં થાય મોક્ષ એકમાત્ર ઉપાય છે વિના મહત પાદરજો અભિષેકમ એવા સાચા સત્પુરુષ શબ્દ વાપર્યો છે ભાઈ ઓહો એ સાચા ભગવાનના સત્પુરુષના ચરણની ધૂળમાં જ્યાં સુધી લોટપોટ થઈને તું આળોટીશ નહીં ત્યાં સુધી તને મોક્ષ નહીં મળે લોટપોટ થઈને એમાં તું જ્યાં સુધી નહાય નહીં જા આળોટીશ નહીં ત્યાં સુધી તારો મોક્ષ નહીં થાય તને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય તને ભગવાન નહીં મળે કોણ બોલે છે ભાઈ કે જે બધું કરી ચૂક્યા છે બધું કરી ચૂક્યા છે અને અનુભવી ચૂક્યા છે આ જેટલા સાધનો કીધા એમણે કર્યા છે ગંદકીને કાંઠે ઘરવાર છોડી દીધા છે કંદમૂળ ખાધા છે પુલ્હાશ્રમના ઠંડા વાતાવરણમાં રહ્યા છે તપ કરીને કાંટો થઈ ગયા છે તોય ગોતું ખાઈ ગયા હે ને અનુ બોલે છે જળ ભરતો અને એની સામે જુઓ આવું કેમ થઈ ગયું કે સાધુ નહોતા ને એ જડભરતજી કે છે હું આ બધું કરી કરીને ગયો પણ કોઈ સાધુ નહોતા સાધુનો સમાગમ નહોતો એટલે હું ગોથું ખાઈ ગયો અને એની સામે તમે જુઓ જનક વિદેહી મહારાજ મિથિલાનો રાજા ભોગ વિલાસનો પાર નહીં રાણીઓ પુત્રો સુવર્ણના થાળમાં મહેલમાં વિચરનારા મહારાજા જનક નિર્લેપ કોઈ દાગ નહીં એની ગતિ જ સદેહે વિદેહી કહેવાય કેમ અષ્ટાવક્ર નવયોગેશ્વરો આદિક પંચશીખ આદિક ઋષિઓનો સતત સત્સંગ સતત સામીપ્ય સતત સેવન તો જનક મહારાજ સંસારથી નિર્લેપ થઈ ગયા અને જળ ભરતનું પતન થયું ભરત ભરતજીનું પતન થયું જળ વ્રત થયા ત્રીજે જન્મે એ જન્મે ચમત્કાર જુઓ હરણ થયા ને બીજે જન્મે હરણ થયા હરણ થઈને કર્યું શું જ્યારે સાધુનો જોગ કર્યો ત્યારે અહીંયા આવ્યા હરણ થયા જ્ઞાન રહ્યું પણ કર્યું શું સાધુઓના આશ્રમમાં રહે સાધુઓને ધૂળ ચાટે સાધુઓના ચરણ ચાટે સાધુઓની ધૂળમાં આળોટે સાધુઓ યજ્ઞ કરે એના દર્શન કરે સાધુઓના દર્શન કરે સાધુ કાંઈ ફેંકી દે એનું ભોજન કરે અને સાધુઓ કથા કરે એને એક ચિત્ત બેસીને સાંભળે એ ઋષિ મુનિઓ સમજી ગયા કે યોગ ભ્રષ્ટ જીવ છે ક્યાંક વાસના રહી ગઈ છે એટલે ઋષિઓ પણ એવી જ તત્વ ચર્ચા એવી જ્ઞાન ચર્ચા એવી વૈરાગ્ય ચર્ચા એવી ભગવત ચર્ચા કરે અને આ હરણના દેહમાં એ સાધુઓનો આ રીતનું સેવન કરે અને જ્ઞાન અને આવી રીતની એમની ચરણધૂલીમાં આળોટી અને પ્રસાદ જમતા જમતા હરણના આકારે જે વૃત્તિ થઈ ગઈ હતી ને એ ઘાટ નાશ પામી ગયો તરત હરણનું શરીર પડી ગયું અને બીજે જન્મે જળભરત બ્રાહ્મણ કુળમાં જન્મ એ જળભરતી વિચારે છે કે મૃગના દેહમાં પણ જો મને એવા સાધુઓનો જોગ ન મળ્યો હોત તો મારું શું થાત કેટલા જન્મ લેવા પડત એનો મને હિસાબ નથી ગોથું ખાઈ ગયા પછી આપણે એક પગથિયું સીડીએથી ઉતરી અટક્યા પડ્યા પછી બીજે ત્રીજે પગથિયા ન અટકે હેઠા જ આવી કેટલા પગથિયા પછી પડી જાય એ નક્કી નથી પછી કટડો કાંઈ હાથમાં કાંઈ ના આવે સહસ્ત્રમુખે વિનિપાત થાય પણ સાધુઓનો હરણના દેહમાં જોગ કર્યો સત્સંગ કર્યો ત્યારે આજે ગુણાતીત દશાને પ્રાપ્ત થયો છો માટે રહુગણ સત્સંગ જેવું કોઈ સાધન નથી એની તોલે કોઈ સાધનો નથી એટલે સાધુઓને મોક્ષનું દ્વાર કહ્યું છે અરે તમે યોગ સાધી સાધીને એવા સિદ્ધ થઈ જાઓ કે તમે આમ પ્રાણાયામ કરીને આમ જમીનથી ઊંચા થઈ જાઓ અરે પક્ષીઓને જેમ ઉડતા થઈ જાઓ દરિયાના પાણી ઉપર ચાલતા થઈ જાઓ જમીનમાં એમને તમે સુષુપ્ત થઈને મહિનાઓ સુધી સમાધિ અવસ્થામાં પડી જાઓ પણ મોક્ષ ન થાય મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર થયા એ જ વખતે એ કાળમાં મહારાષ્ટ્રમાં એક ચાંગદેવ નામના યોગી થયા બહુ લાંબી આયુષ્ય બહુ લાંબી આપણને સમજાય એવું સમજો ને કે દોઢસો વર્ષથી ઉપર વળોટી ગયા પણ મહાસિદ્ધ યોગી પણ સંત જ્ઞાનેશ્વરનો બધે ખૂબ મહિમા ગવાય લોકો એમના સત્સંગમાં જાય ચાંગદેવને થાય કે આવો વળી કેવો વીસ પચીસ વર્ષનો છોકરો લાવ મળવું એટલે કાગળ મળવા માટે લખ્યો પણ લખવા માટે સંબોધનમાં જ અટક્યા મારે શું લખવું વડીલ લખું તો મોટા થાય મારાથી જ મોટો છે નહીં સરખો લખું તો સરખોય નથી ઉંમરમાંય નથી સાધનામાંય નથી હું કેવો યોગી નાનો લખું તો પછી મારે રજા ન મગાય કે એની પાસે મારે જવું છે સંબોધન શું કરવું કોરો કાગળ જવા દીધો માણસે આવીને સંત જ્ઞાનેશ્વરને આ કોરો કાગળ આપ્યો કે યોગી ચાંગ દેવે આપ્યો છે સંત જ્ઞાનેશ્વર તો સમજી ગયા પણ એના બાજુમાં એમના બેન મુક્તાભાઈ નામ એવા ગુણો એ વિઠ્ઠલદાસ બ્રાહ્મણના ચારેય સંતાનો મુક્ત પુરુષો હતા મહારાષ્ટ્રના તો મુક્તાભાઈ બાજુમાં એના બેન બેઠા હતા એમણે કીધું અરે ચાંગા જેવો કોરો કાગળ મોકલો એવો જ તું કોરો છે તું એવો જ કોરો રહ્યો એવો જ કોરો છે બસ આ જવાબ લઈને માણસ ગયો કે મહારાજ આવું કહ્યું જેવો કાગળ કોરો છે એવા તમે કોરા છો ચાંગદેવને થયું કે હવે મારે મળવા જવું પડશે પણ હું દેખાડી દઉં કે હું કેવો છું સિંહની સવારી કરીને સર્પનો હાથમાં ચાબુક બનાવ્યો બોલો આવો યોગી આવો યોગી સિંહની સવારી યોગ્યો કરી શકે ને એ તો એના ચિત્તની વૃત્તિઓને ખેંચી લે અને સર્પનો ચાબુક અને ચાંગદેવ ચાલ્યા આવે છે એ વખતે સંત જ્ઞાનેશ્વર એક દિવાલ ઉપર ઘોડો પલાણી બેઠા હતા એમણે જોયું કે ચાંગદેવ આવે છે એમણે જો આટલો બધો અહંકાર કાગળમાં કોરો લાગતો હતો પણ આ તો રંગાયેલો છે કંઈક જુદો હવે શું કરવું એમણે ખાલી દિવાલને પાટું મારી પાટુડી મારી ચાલ દિવાલ ચલ માટીની જળ દિવાલ સામે મળવા ગઈ ઓઈલો જ હોય ગયો આ ક્યાં બાત છે સિંહની સવારી તો થાય ચેતન છે હાલે પણ આ જળ માટીની દિવાલ ચાલે એકદમ દોડીને પગમાં પડી ગયો મહારાજ મારા અપરાધ ક્ષમા કરો આપને તો તોલે હું નથી આંસુઓથી ચરણ ધોયા અને સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે ભાઈ આ શું કર્યું એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું છે જો ઈંગલા પિંગલાની ખબર જડે કરી આગ્રહ તેને કેળ પડે તેણે ચિત્તને બમણો પેર ચડે સત્સંગ વિના સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં જંતને પછી જ્ઞાનેશ્વરે કહ્યું કે ભાઈ તમે એક બંધન મૂકીને બીજામાં બંધાયા વિદ્યાનું અહમ સિદ્ધિઓનું અહમ આ શું કમાયા તમે આમ આમ જીવો તોય શું આમ તમને મોક્ષ મળે શિષ્ય થયા અને સંત જ્ઞાનેશ્વરે એના બધા બંધનો કાપ્યા અને દિવ્ય ગતિ આપી આ સંત કામ કરે છે જે યોગ નથી કરતો અરે અષ્ટાંગ યોગ સાધીને નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી જાય નિર્વિકલ્પ સમાધિ મારે કેટલું સમજાવું આગળ ઉપર વચનામૃતમાં ગયું છું નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી જાય ને તોય ભાઈ અવ્યક્ત રાગ જે વાસના છે ને એનું બીજ બળે નહીં સ્થૂળ અને સૂક્ષ્મ વાસના રાગ બળી જાય ત્યારે એ નિર્વિકલ્પ સમાધિમાં અભ્યાસ કરીને પહોંચી જાય પણ અવ્યક્ત જે રાગાત્મક રસાત્મક કારણ લિંગ દેહ છે એમાં જે વાસનાનું બીજ પડ્યું છે એને આ નિર્વિકલ્પ સમાધિ પણ કાપી શકતી નથી એટલે જ વરતાલના વીસમા વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો સાધુઓને કે આ કામનાનું બીજ ક્યારે નાશ પામે ત્યારે સુકમુને કહ્યું કે મારા નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે કામનો બીજ બળી જાય મહારાજ કે એવું જો હોય તો શિવજી બ્રહ્માજી પરાશર ઋષિ એકલશૃંગી વિશ્વામિત્ર એને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી અરે મહારાજ એને તો નિર્વિકલ્પ હતી બ્રહ્માની જેવા એવા કોણ નિર્વિકલ્પ દશામાં વર્તી શકે તો કામે કરીને કેમ વિક્ષેપ થયો કયો મહારાજ હવે અમને નથી આવડતું મહારાજ કે બસ જનકને આ વિક્ષેપ ન નડ્યો એનું એકમાત્ર કારણ સાધુઓનો સંગ છે માટે એ કામના માત્રનું બીજ કાઢી નાખવા માટે સમર્થ જો કોઈ હોય તો સાધુઓનો સમાગમ છે એ સિવાય બીજું કોઈ સાધન નથી એટલા માટે પ્રથમના ત્રીસમા વચનામૃતમાં મહારાજે કીધું કે કોટી ઉપાય કરે તો રજોગુણ આદિ જે ગુણના વેગ અને વિષયો રાગ એના જે ઘાટ બંધાઈ ગયા હોય છે ને એ કોટી ઉપાય કરે સત્સંગ વગર કોટી ઉપાય કરે તો શ્રીજી મહારાજ કહે એની ગુણની નિવૃત્તિ અને વિષયોના ઘાટની નિવૃત્તિ ન થાય એ સત્સંગમાં જ્યારે નિષ્કપટપણે સાધુઓનો સંગ કરે ત્યારે એના આ ગુણ અને ઘાટ વાસના વાસનાનો બીજ નાશ પામી જાય એવો સત્સંગનો પ્રતાપ છે એ સિવાય બીજો કોઈ વાસ કરે જઈને કાશી કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી એ મનની છે સર્વે હાંસી સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં જંતને તો કેમ મટે જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે કહે બ્રહ્માનંદ સંત માહી ભળે સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં જંતને એનો અર્થ એવો નથી બીજા સાધનો સાવ નકામા છે પણ બીજા સાધનો સત્સંગ તોલે નથી જે કામ સાધુઓ કરી શકે છે એ બીજા સાધનો નથી કરી શકતા તુલસીદાસજી લખ્યું છે સ્વર્ગ પવર્ગ સુખ ધરી તુલા એક અંગ તુલનતા હે સકલ મિલી જો સુખ લવ સત્સંગ તુલસીદાસજી કે તમને ન સમજાતું હોય તો તમે એક ત્રાજવું બાંધો અને એના એક પલડામાં એક લવ સત્સંગ મૂકો એક પળનો કરેલો સાધુઓનો સંગ મૂકો અને બીજા પલડામાં સ્વર્ગ પ્રાપ્ત થાય એના માટેના જેટલા સાધનો કહ્યા હોય મોક્ષ પ્રાપ્ત થાય એના માટે જેટલા સાધનો કહ્યા હોય એ બધા જ તમે તીર્થાદિક વ્રતાદિક કે બધા સાધનો બીજા પલડામાં નાખો પણ જેમાં લવ સત્સંગનું ફળ મૂક્યું છે એ ત્રાજવું એક તલના દાણા જેટલું પણ ઊંચું નહીં થાય આટલો સાધુઓના લવ સત્સંગનો મહિમા છે છે ને કંઈક વાતું તો જુઓ શાસ્ત્રોની આપણે તો ક્યાં માથા મારીએ છીએ ક્યાં અમે ચાતુર્માસમાં હવે હશે ને કાચા ઘીવડા ખાઈશ તે ખાને આ વાત તમે જોવો અમે ખાલી પાણી મગ મગને ફાંજે પલાળ દઈને પછી ખાઈ તે તો પાડાય ખાય અમારે બે પાડા હોય તો ત્રીજો તું એટલે એનાથી થાય છે મગ ખાઈ ખાઈ જાજરું ભરી દીશે એ નથી જોતો તું સત્સંગની તોલે ગમે તેટલા બીજા સાધનો કરે એ નથી આવતો આ નિર્ણયો કોના છે મારા નથી શાસ્ત્રના છે અને આ ગુણાતીતાનંદ સ્વામી કીધું છે આ વચનામૃત સમજવા જેવું છે આમ બરાબર આમ તડી તોડ જ્યારે જીવમાં ઈચ્છા હોય ને ત્યારે તો આ શબ્દોની લાઇટ થાય આ એક વસ્તુ સમજી લેજો જ્યાં સુધી એવી કંઈ આપણને મોક્ષની ગતાગમ ન હોય ને તો શબ્દોની કંઈ અસર ન થાય એક ત્રાજવામાં એ મૂકો એ લવ સત્સંગનું અને બીજી બાજુ જેટલું મૂકવું એટલું મૂકો પણ એના તોલે નથી એ ગામને ચોરે જોજો બહુ મજાની વાત તમને કહું એ ગામને ચોરે પટેલિયાઓ બેઠા હતા ડાયરો હોરીને આટાદાર પાઘડીઓ અણીદાર મૂછો વળદાર ચોણીઓ અરે બધા કાઠિયાવાડી ખેડૂતો બધા પંચ્યા બાંધી બાંધીને આમ બેઠેલા આમ કોઈ બીડી પીતા તો કોઈ ચલમ પીતા તો કોઈ હોકો પીતા તો કોઈ કાંઈ નહોતો પીતા બેઠા હતા ને એમાં એક સાધુ આવ્યા એ મહારાજ આવો રામ રામ રામ રામ બેઠા સાધુ બેઠા સાધુ એ કીધું કે હું ખેડૂતો છો નથી લાગતું વેશ ઉપરથી અચ્છા ખેતી કરો છો તો ખેતી કરીએ તો ભલા માણસો તમે ખેતી કરો તેમાં કેટલા જીવ મરે કાપો ખોદો ગોળો આ બધું કરો જીવ મરી જાય કેટલા કપાઈ જાય એનું પાપ કેટલું થાય એનો તમે કોઈ વિચાર કર્યો અરે મહારાજ કે ખેતી કરીએ તો પાપ થાય જ તે એમનો થોડું કાંઈ બધું થાય જીવડા મરે તે તમે એનું કાંઈ જોવો નહીં એમાં શું જોવાનું હોય પણ એના પાપ લાગે એનું તમે શું કરો એ મહારાજ તમને પાપ લાગે નહીં કા હવાર છે ને અતિત બાવા અભ્યાગતો આ બધા આવે ને એટલે એમ ખોબો ખોબો લોટ હવાર હાંજ આપી દે એટલે બધું પાપ લઈને વ્યો જાય <laughs> અમારે અમે ચોખા રોજે રોજ ના ચોખા મહારાજ અમથા જો ને આમ કેવા બેઠા છે અને તું હુકાઈ ગયો જો અમને છે નખ મારો જુડી જુડી થોક બંધ બીડી પી જાય તો કેવા શીખે જો એ બધું એટલે હવાર આવે ને સાંજે આવે એ લોટ આપી દે બધું લઈને વ્યો જાય સાધુ કે માળાવાળા જાણ્યા જેવું છે એ ગામમાં અતિત બાવ હતો ને ગોતો એ મહારાજ રામ રામ આ તમારો આજીવિકા કેમ હાલે લોટ માગ્યા હું ત્યાં લોટ માગ્યા હોત ત્યાં તો બધું પાપ આવે ત્યાં તમે બધું પાપ લઈ આવો તે તો લઈ આવીએ એમાં શું વાંધો લેવા જાય ને કોક આપે એ તો પછી એને જે પાપ કર્યું હોય એનું આપણે ખાઈ તો આપણને લાગે જ પાપ લઈ આવું જ છું તો તમારું શું થાય મારું કાંઈ ન થાય કેમ હું ન રાખું તો હું શિવજી પણ બધું આ મૂકી દઉં એટલે બધું શિવને સોંપી દઉં પાપ હું રાખું તો મરી જાઉં તો તમારો ડૂટો બહાર નીકળી જાય હું બધું શિવને સોંપી દઉં પછી હું રોટલા કરીને ખાઉં મને કાંઈ ન લાગે હું ચોખ્ખો મારો આ ગજે પાછો શિવ મંદિરે ગયા એ ભોલેનાથ બમ બમ ગિરનારી માદે જવાબ આપો આ તમને બધું મૂકી જાય છે તો એ પાપ તમે લઈ લ્યો છો મહાદેવ કે હું તો ભોળ્યો હું ન લઉં લઈ લઉં મને હળાર ઝેર આપ્યું હતું તોય લઈ લીધું હતું તો આનો ફાંકડો લોટ લેવા મને શું વાંધો આવે હું લઈ લઉં બધાનું પાપ તો મહારાજ લઈ લો ખરેખર હા લઈ લઉં પણ હું રાખું નહીં તો ઉપર ગંગાજી છે ને અરે ક્યાં બાત હે એ બાત સમજને જઈ છે અભી મેં જો કહે રહા ને સમજને જઈ છે બાત ध्यान से सुनते हो ना ध्यान से सुनते हो ने ध्यान से सुनते हो ने હું રાખું નહીં ગંગાજી में જવા દઉં अरे ओ मैया गंगा मैया तुम्हारे में शिव जी सब पाप डालते हैं तो तुम्हारा क्या होता है गंगा जी के હું રાખું નહીં તો હું દરિયામાં જવા દઉં બધું દરિયામાં હું રાખું તો હું મરી જાઉં કાલ સવારે હુકાઈ જાઉં આ એવા પાપ હોય છે કે જોઈ ન હકાય હું રાખું તો હુકાઈ જાઉં કાલ સવારે બધું જ દરિયામાં કાંઠ દરિયાને કાંઠે સાધુ પોઈ ગયા દરિયાને ક્યારે મહાસાગર જલનિધિ આ બધા દુનિયાનું પાપ આવે છે તો તમારું શું થાય હું ન રાખું તો વાદળાને દઈ દઉં વાદળાને દઈ દઉં રાખ નહીં જો હું રાખું તો હું મરી જાઉં તો આ માછલા મરી જાય એના પાપથી હું ન રાખું વાદળાને દઈ દઉં સાધુએ ઊંચું માથું કરીને વાદળાઓને પૂછ્યું કે તમને આ દરિયો બધું પાપ આખા મલકનું દઈ દઈએ છો તમે લઈ લ્યો છો હા લઈ લઈએ છીએ પણ રાખીએ નહીં તો એ જેનું જ્યાંથી આવ્યું ત્યાં પાછું અમે જ્યાંથી આવ્યું હોય ત્યાં પાછું વરસાવી દઈ ગિરિરાજ ધરણ કી જાય કહેવાનો મતલબ શું છે ગમે એટલા દાન કરો ગમે એટલા ગ્રહસ્થના ધર્મ પાલન કરો ગમે એટલા યજ્ઞ કરો પાપ જાય નહીં ચક્કર મારે આઘું જાય ના ના મારો નિર્ણય નથી આ હંબંગ વાત નથી વાલ્મીકી રામાયણની અંદર હનુમાનજી રાવણને સમજાવે છે કે રાવણ સાંભળી લે તમે બહુ પાપ કર્યા હોય ને થોડો ધર્મ કરો ને અધર્મ આઘો વયો જાય પણ જાય નહીં એમાં ચક્કર મારે વાદળું થાય ત્યાં સુધી વાર્તો લાગે ને એક વર્ષ લાગી જાય એમ તમે કોઈ વરતાદી કરો આ કરો તપ કરો કોઈ દાન દક્ષિણા કરો એટલે જે પાપ નડવા આવ્યું હોય એની ધક્કો લાગેલ આઘુવી જાય પણ પાછું જેવું તમારું પાપ પુણ્ય વપરાય જાય ને એટલું પાછું આવે શાસ્ત્રો કે છે કે તમે કોઈ પાપ કર્યું હોય તમે એનું પ્રાયશ્ચિત કરો તો પ્રાયશ્ચિતનું પુણ્ય પણ થાય અને પાપનું પાપ ઊભું જ રહે પણ તમને ત્યારે નડતું બંધ થઈ જાય હમ બાકી જાય નહીં રામકૃષ્ણ પરમહંસને એક જણાએ પૂછ્યું બાપજી મને સટીક જવાબ આપો આ કહેવાય છે કે ગંગામાં સ્નાન કરે તો બધા પાપ બળી જાય છે એ સાચું તમે કયો તું માનું પરમહંસ કે ભાઈ તો એવું જ સાચું છે સાસરો કે ખોટું થોડું બને તો મહારાજ પર ગંગામાં ના લે જો ગંગામાં માણસ નાહીને ડૂબકી મારે ને બધા પાપ નીકળી જાય બળી જાય ન બોલ્યા બધા પાપ નીકળી જાય પણ એટલે પણ એટલે બોલ્યો ચમક્યો એ કે મારા પણ એટલે શું તો કે નીકળી જાય પણ પછી ગંગાને કાઢે ઝાડવા હોય ને એની માથે બેહે પછી તમે જેવા બહાર નીકળો ને એટલે પાછા પાછા ચોંટી જાય ઓ મારા તો આજે એનું એ થયું હતું કે તો એવું જ છે તો આમાંથી છૂટવા શું કરું ડૂબકી મારી રાખો એમ નામ બહાર નીકળો જ નહીં શેનું ચોંટે ઓલો કે મારા તમે મારી નાખવાના ધંધા કરો છો શું તો બીજું હું શું કરું બહાર નીકળો ચોંટી જાય એમાં ડૂબી રહ્યો કાંઈ ન થાય પેલા ઝાડવે બેઠા બેઠા રાહ જોવે શું કરો એક છોકરો કહેતો હતો ને મારા બાપા એવા તરવૈયા હાથ વર્ષથી દરિયામાં ડૂબકી મારી છે માથું જ બહાર નથી કાઢ્યું એને ડૂબકી ન કહે પતી ગયો કહેવાય છોકરાની વાતો ગજબ દો મારા બાપા ગોદાવરીમાં ડૂબકી મારે ગંગાજીમાં નીકળે પેલો છોકરો કે રેવા દે મારા બાપા છે ને ટાંકીમાં ડૂબકી મારે નળમાંથી નીકળે વાહ વાહ વાતોમાં તો શું વાંધો છે તો મહારાજ હવે આ તો એમ કાંઈ ડૂબકી તો ગંગાજીમાં એમનેમ કેમ પડી રહેવાય હા તારે બાળી નાખવા છે પાપ તો હા ગંગાજીમાં તમે સતત ડૂબકી મારો તો પાપ ફરીથી ના આવે પણ ડૂબકી મારી નહીં શકો અખંડ પણ એક ઈલાજ છે તમે કોઈ સાચા સાધુને ગોતીને એના સત્સંગમાં ડૂબકી મારો તમારા જન્મ જન્મના પાપ વયા ગયા જાઓ પછી એક પાપ નહીં આવે પાપ પાછું નહીં આવે પ્રમાણ છે મજ્જાના ફાલ પેખિય તત્કાલ કાક હો પીક બકઉ મરાલા મજ્જન ફાલા પે મજ્જન એટલે સ્નાન મજ્જન ફાલા પેખીય તત્કાલા કાક હો હિ બક પીક મરાલા સાધુઓની સત્સંગમાં જો ડૂબકી મારે કાગડો હંસ થઈ જાય ને કાગડો કોયલ થઈ જાય ને બગલો હંસ થઈ જાય ઓહો થયા જ વાલીઓ લૂંટારો શું થયો બોલો વાલીઓ લૂંટારો મહાઋષિ વાલ્મીકી થયા જોબન વડતાલો શું થયા જેસલ જાડેજો શું થયા ડૂબકી મારી મહાપુનિત પુરુષો થઈ ગયા એણે જે પાપ કર્યા તેને એનો હિસાબ કરવામાં આવે ને ભોગવવામાં આવે તો સેંકડો જન્મમાં છૂટે પણ એણે ભોગવ્યા જ્ઞાય જ્ઞાત અને જ્ઞા એટલે કેવા એ વાલેરા વરુ ગુણાતીતાનંદ સામે બહાર વટિયાને કેટલા લોકોને કાચા જીબડાની જેમ કાપી નાખ્યો હોય ઉના પંથકનો એ વાલેરા વરુ એને ગુણાતીતાનંદ સામે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સાધુ એને સત્સંગ કરાવ્યો એ વાલેરા વરાય બધું છોડી દીધું અને અઠંગ ભક્ત થયા પણ એ સંતના પગમાં માથું મૂક્યું અને પાપ ગયા ગયા એટલે સાવ બળી ગયા એટલું તો નહીં પણ એ એકવાર એની ડેલીએ ખાટલો ઢાળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરતા હતા એમાં એનો એક ખેડૂત એના ગાડામાં એની ઘરવાળીને બેસાડી નીકળ્યો એટલે વાલેરા વરોએ પૂછ્યું કે એટલે ક્યાં જા છો તો કે હવે મારે કોઈ સંતાન નથી તો એક જગ્યાનું નામ દીધું હું ત્યાં અને મારી ઘરવાળીને પગે લગાડવા જાઉં છું જેથી સ્થાનના દેવ રાજી થાય તો આને દીકરો થાય તો કે આ જૂની છે કે નવી લાજ કાઢતા ને એ જમાનામાં તો કહેતા નવી છે તો કે જૂનીની આરે લેવી હતી ને કારણ કે મને જૂનીમાં હવે બહુ ભાવ નથી હા એવું હોય ને પાછું ગ્રહસ્થનું આવું ડીંડવાણું હોય પાછું <laughs> આવા તો અડધા તો આવા સાપ લાગી લાગીને દીકરા થાતા નો થાતા જ મરી જતા હોય અને કાં આવે ઘરના પાપ પેલા લાગતા હોય કૂતરાને રોટલા નાખે બાપાને દિયે નહીં ન લાગે કૂતરાને કૂતરાને આમ આમ રમાડે બાપાને કહે હું અહીંયા આવ્યા છો હવે પાપ લાગે જ નહીં એટલે નવીને લઈ જાઉં છું જૂને નહીં એમ આટલો બધો ભેદભાવ જા એને તારે ભારતના જેટલા તીર્થ હોય ને એમાં આટા મરાઈ આવી અને એકે દીકરો નહીં થાય કોણ બોલે છે વાલેરો વરુ અને હું આશીર્વાદ આપું છું તારી જૂનીને બે દીકરા થશે જા જૂનીને બે દીકરા થયા એક વખતનો બારવટીઓ આશીર્વાદ આપે ને પ્રારબ્ધ ફેરવી નાખે આ તીર્થ ન કરી શકે એ આ સાધુઓનું તીર્થ કરી શકે અને તીર્થોને તમે જુઓ મર્યાદા ગંગાના કિનારે જ રહેતા મહાતીર્થ છે ને તીર્થોની ટીકા નથી મર્યાદા સમજવાની છે પણ ત્યાં જ માછીમારી કરનારા એ સુધરે છે ગંગાના કિનારે દુરાચાર વ્યભિચાર કરનારા સુધરે છે ગંગામાં જ માછલા મારે બોલો પણ એને કોઈ સાધુ મળી જાય તો લ્યો બોલો અને કદાચ ગંગામાં સ્નાન કરો અને પાપ બળી જતા હશે માની લ્યો પણ પાપ કરવાની વૃત્તિ જાતી નથી ત્યાંથી આવીને પાછો ફરીથી ચાલુ કરે જ છે કર્યા એ હાલો માનો ગયા પણ પાછો ઘેર આવીને વૃત્તિ છે એટલે પાછા પાપ કરે છે ને એ પાપ કરે છે ને પાછું એટલે ઓલા ગયા છે ને બળેલા એ પાછા હજીવન થાય તમે નહીં કબડ્ડી રમતા એમાં અડી જાય પાછો ઓલો પડી ગયો જીવતો થાય આ બધી રમતો છે ને એમાં બહુ મિનિંગ હોય છે આ એક લંગડીદાન ખોખોન હુતુતું ધમાલગોટો ને ઘંટીદાન બહુ મજાનું છે આપણે ક્યારેક વિજ્ઞાન લેશું દાંત કાઢી કાઢીને ઊંધા પડી જાવ એવું છે એમાં અને મેસેજનો કોઈ પાર નહીં બોલો એટલે એ ઓલા રડી જાય ઓલો જૂતો થાય એમાં વૃત્તિ જાય નહીં તીર્થો ગમે એટલા કરો તો એટલે ઘરે આવીને પાછું પાપ કરો ઓલા બધા પાછા હજીવન થઈને ચોટે પણ સાધુઓના તીર્થમાં જો કોઈ ડૂબકી મારી દે તો પછી એના જન્મ જન્મના પાપ ગયા તે આ સંતનો મહિમા છે એનાથી બીજી વાત કરું સંશય હોય ને તીર્થ નાબૂદ ન કરે મનમાં જે સંશયના કીડા ગરી ગયા હોય ને એ તમે તીર્થય નાબૂદ ના કરી શકે દેવસ્થાને નાબૂદ ન કરી શકે અખંડ ઠાકોરજી પાસે બેસાડ્યો દર્શન કરો તોય નાબૂદ ના થાય શાસ્ત્રો ગમે એટલા વાંચો તોય નાબૂદ ના થાય એ સાધુઓ નાબૂદ કરે વિવેકાનંદને સંકલ્પ સંશય હતો નરેન્દ્ર હતા ત્યારે કે ભગવાન જેવું કશું નથી ને આ બધું વેદાંત શાસ્ત્રો બધા ખોટો છે બધું આવું છે બધું એને ગમે એટલા પુસ્તકો વાંચ્યા વાંચતા જ એમ ગૂંચવાય હા એકવાર સંશય કરી જાય ને પછી તમે જેટલા વાંચો ને એટલા વધુ ગૂંચવા પણ જો એને રામકૃષ્ણ પરમશ ન મળ્યા હોત તો ભારત વર્ષને ભૂમંડળને વિવેકાનંદ મળત એના ચરણ પાસે એક સેકન્ડની અંદર ઈશ્વરની પ્રતિતિ કરાવી દીધી એ તીર્થ ન કરી શકે મંદિર ન કરી શકે મૂર્તિ ન કરી શકે તપ ન કરી શકે શાસ્ત્રાધ્યન ન કરી શકે સાધુઓ જ કરી શકે એની પાસે બેસો સમન્શય માત્ર ના પક્ષીઓ ઉડી જાય સાધુ છે એ ભગવાન છે કે નહીં એની પ્રતીતિનો જવાબ છે ભગવાનનો હાથ નથી દેખાતો સાધુનો હાથ દેખાય છે ભગવાનની દયા નથી દેખાતી સાધુની કરુણા દેખાય છે એ જીવતો ભગવાન છે એ પ્રતિતિ આપે છે કે એલા ઈશ્વર જેવું હોવું જ જોઈએ નહીતેરા રામકૃષ્ણ પરમસ કેમ રહી શકે હોવું જ જોઈએ એ જોગી સ્વામીને જુએ એટલે ખબર પડી જાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હોવો જ જોઈએ અને પગે લાગે ત્યાં ખબર પડી જાય અને એવા કેટલાય નાસ્તિકોને જોગી સ્વામીના જીવન ચરિત્ર વાંચવાથી એમના દર્શનથી એમની પાસે બેસવાથી આ સંશયોના ચૂરા થઈ ગયા છે આજે તમે જો અઠ્ઠાણું વર્ષની ઉંમર હોય પોષણક્ષમ કોઈ આહાર લેતા નથી અનાજ લેતા નથી રોટલી ખાતા નથી શાક લેતા નથી ફ્રૂટ લેતા નથી થોડું દૂધ પરાયણે પીવડા હોય ત્યારે લીએ હવે ડોક્ટરો ભલામણ કરી કરીને અવળા થઈ ગયા કે આને આટલા વિટામિન જોઈને આટલા મિનરલ જોઈને આટલું આ જોઈને આટલો પોષણક્ષમ આહાર જોઈને આટલું થોડું વોકિંગ કરાવવું જોઈએ થોડું આમ વ્યાયામ કરવો જોઈએ સૂર્યપ્રકાશમાં ફરવું જોઈએ ખુલ્લી હવામાં રહેવું જોઈએ આ ડોસા બંધ રૂમમાં અખંડ સૂતા હોય છે તમે સૂઈ જો ત્રણ દિવસ હળી હળીને ગુમડા ન થાય મારી પાસે આવજો આમ જ સૂતા હોય છે નહીં કોઈની સાથે બોલવાનું કોણ છે એ પૂછવાનું નહીં એને ખાવાનું નહીં અને હેલ્ધી કેવા નખમાય રોગની અઠ્ઠાણું વર્ષનો ભાભો આ રીતે જો થોડું ઘણું દૂધ પીને હું તોરીએ ને તોય માંદો પડી જાય આ પ્રહલાદ સદેહે દિવ્ય થયા હતા એનો આ મારો બાપ જીવતો જાગતો દાખલો છે ડોક્ટરો તપાસ કરીને કે આ ઉંમરે આ દર્દની અંદર પ્રોસ્ટેટની આ પોઝિશનની અંદર પેશાબ ન થાય વિહાર સ્વામી કરાવું બોલો આ હકીકત છે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર કે આમાં ન થાય વિહારી સ્વામી કે હમણાં કરાવું ડોક્ટરો કે આમાં મારું ભેજું કામ નથી કરતું પ્રતીતિ છે આ સાધુ ઈશ્વરની પ્રતીતિ છે શાસ્ત્રની જીવંત પ્રતીતિ છે એ તીર્થો ન કરી શકે શાસ્ત્રો ન કરી શકે કોણ કરી શકે સાધુઓ કરી શકે માટે સાધુઓ મહાન છે એટલે એક અવાજે વેદ શાસ્ત્ર ઇતિહાસ પુરાણ એમ જ કહે છે ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત એલા ભાઈ તું ઉઠ અને દોડ જાગ અને કોઈ એવા વરાન પુરુષ શ્રેષ્ઠ પુરુષ સાધુ પુરુષને ગોતી અને તું બોધ પ્રાપ્ત કરી લે નહીતર મરી જઈશ કઠોપનિષદ કે છે ભાગવતનો એકાદશ સ્કંદ કે છે તસ્માદ ગુરુમ પ્રપત્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ તારે પરમ જિજ્ઞાસા છે કલ્યાણની તો એવા કોઈ સાધુ અને ગુરુ એને શરણે વયો જા ભક્તિના આચાર્ય નારાજી ભક્તિ સૂત્રમાં કહે છે તદેવ સાધ્યતામ તદેવ સાધ્યતામ તદેવ સાધ્યતામ સાધુઓનું સેવન કરી લે સાધુઓનું સેવન કરી લે સાધુઓનું સેવન કરી લે બીજું મૂકી દે આ કર આ કર શું કામ મોક્ષનું દ્વારી એક જ છે પણ આપણે તેવું સાંભળીએ છીએ ભગવાન અને ભગવાનના સાધુ મોક્ષના દાતા બે જ છે શું સાંભળીએ છીએ મોક્ષના દાતા તો ભગવાન અને ભગવાનના સાધુ બે જ છે ના ભગવાન મોક્ષ નથી આપતો મોક્ષના દાતા એક જ છે એક્સક્લુઝિવલી કોણ છે કોણ છે ભગવાનના સાધુ બાકી તો તમે ઘરમાં માર ખાઈ ખાઈને સાધુ થઈ ગયા હો ઘણી વાર એ તમે કોનું કલ્યાણ કરો ભગવાનના સાધુ જ એકમાત્ર મોક્ષનું દ્વાર છે ભગવાન નથી જ નથી ભગવાન મોક્ષનું દ્વાર નથી બાપલા એ તો મંજિલ છે એ તો રાજાધિરાજ છે રાજ સિંહાસન ઉપર બેઠો છે દરવાજો એ સિંહાસન નથી સિંહાસન એ દરવાજો નથી ઠાકોરજી તો રાજ સિંહાસન ઉપર બેઠો છે સાધુડો છે એ દરવાજો છે એ તમને ભગવાન બતાવે છે મને ભગવાન બતાવે છે ભગવાન પાસે એ હેમ ખેમ એ પહોંચાડે છે માટે સાધુઓ જ મોક્ષનું દ્વાર છે ભગવાન નથી ગુણાતીતાનંદ સ્વામી કે છે એલા સાધુ નહોતો એટલો દાખલો કરીને કોણ સમજાવત કે મનુષ્ય દેહ કેટલો મોંઘો છે એનાથી શું મેળવી લેવાનું છે સગા સંબંધીઓ કેવા જૂઠા છે આ મોહ માયા મિલકત કેટલી દુઃખ દેનારી છે માનસી પૂજા કેમ થાય ધ્યાન કેમ થાય પૂજા કેમ થાય આ કામ ક્રોધાદિક કેવા લોઠા છે એનામાંથી કેમ નીકળી જવાય અને ક્યાંય અટવાઈ ગયા હોય તો એ અદ્રશ્ય રીતે આપણને કેમ એમાંથી આમ બહાર કાઢી લે છે એ દાખલો કરીને આ સાધુ વગર કોણ કરત માટે સાધુઓ જ મોક્ષના દ્વાર છે દાતા છે એ ભગવાન પાસે પહોંચાડે છે રાજાધિરાજ પાસે પહોંચાડે છે એટલે બ્રહ્માનંદ સ્વામી કહે ગુરુ બિન જ્ઞાન નહીં ગુરુ બિન ધ્યાન નહીં ગુરુ બિન જ્ઞાન નહીં ગુરુ બિન ધ્યાન નહીં ગુરુ બિન આત્મ વિચાર કિત પાવહી અંતર પ્રકાશ ભ્રમ નાશ નહીં ગુરુ બિન ગુરુ બિન કોણ સત્ય બાત કો સુનાવહી અર્થ નહીં કરું લાંબુ થઈ જાય ગુરુ બિન કોણ સત્ય બાત સુનાવહી પ્રેમ નિમ શીલરુ સંતોષ નાહી ગુરુબિન બિન મન હુકો કોર કોન લાવહી બ્રહ્માનંદ કહે અંતર વિચાર દેખ ગુરુ બિન કુન ભવ સંકટ મિટાવહી કોણ મિટાવે કોઈ ન મિટાવે માટે ગુરુઓ છે એ જ કામ કરે પાકું તો એટલું લેસન થયું કે મોક્ષનું દ્વાર કોણ છે ભગવાનના સાધુઓ છે હવે આપણે આ ચોપનમું વચનામર સમજવાનું છે કે એ મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય આપણે અહીં પહોંચી ગયા પણ દરવાજો ઉઘડે નહીં તો ક્યાં જવું ઘણા મંદિરોમાં જાય છે તો કેમ હજી ઠાકોરજી જાગ્યા નથી અને કદાચ પૂજારી કલટ હોય તો આપણે આવીને દરવાજો બંધ કરી દઈએ હવે શું કરવું દ્વાર છે સાચું પણ હવે દ્વાર ઉઘાડું કેમ થાય ઉઘાડું ચીમ થાય એ આ પ્રથમનું ચોપનમું વચરામર સમજાવે છે કે મોક્ષ દ્વાર અપાવતમ કેમ થાય પ્રસંગમ અજરમ પાશ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ એ મોક્ષનું દ્વાર ક્યારે ઉઘડે છે આ ભાગવતનો શ્લોક છે તૃતીય સ્કંદનો કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે એ શ્રીજી મહારાજા વચરામૃતમાં ટાંકે છે કે જેવું આત્મન પોતાના છોકરા છૈયા સ્ત્રી પરિવાર એમાં જેવું હેત છે જેવો પ્રસંગ છે જેવું જોડાણ છે એવું હેત એવું જોડાણ એવો પ્રસંગ જ્યારે ભગવાનના સાચા સાધુઓમાં થાય ત્યારે મોક્ષનું દ્વાર છે જીવને ખુલ્લું થાય છે શબ્દાજી તમને કોઈ અસર નહીં કરો હજારો વાર વચનાત વાંચી નાખીએ પણ જ્યાં સુધી એ મોક્ષની વૃત્તિ ન જાગે ત્યાં સુધી અર્થ થાય નહીં શબ્દ જવાબ ન દે જેવું સ્ત્રીમાં હેત છે કયો હા જેવું છોકરામાં હેત છે કયો હા એવું હેત જ્યારે ભગવાનના સાધુઓમાં થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે વેરી વેરી ડિફિકલ્ટ એ છોકરા છૈયાઓમાં હેત છે એટલે આમ તન મન ધનથી સર્વસ્વ સમર્પણ દીકરો જે માગે તે લઈ જા બેટા ક્વોલિસ્કાર છે એ લઈ જા ए स्टीम चाहे ले जा प्लेन में जाना है ले जा साधु कीधु धारा उभाज हो के लियो बेटा ले जाओ तुम्हारे लिए है तुम नहीं खाओ पियो या हरोवे नवरात्रि में नहीं घूमोगे पाप नहीं करोगे तो कौन करेगा तुम्हारे लिए तो हम पैदा हुए हैं और हमारे लिए तुम पैदा हुए हैं और तुम्हारे लिए कोई ना कोई पैदा हो जाएंगे वैसे पैदाइश तो चलती ही रहती है જેવું સમર્પણ છે તન મન ધનથી બુદ્ધિનો વિચારે નથી આવતો કે આ ગીંગોડું કાંઈ કામમાં નથી આવવાનું તમારું છોકરું ઘણી વાર હોય ને એ કાળો કીટોળા જે વસલ હોય ખજૂરીનું થળિયું કાપીને બેહાર્યું હોય એવું એ એવું હો કપાસી નાખ્યું હોય ને એવી આંખ્યું હોય બાકસના ખોખા જેવા કાન હોય બાજરાના ડુંડા જેવા હાથ હોય ગરબા જેવી માટલી જેવું ફાંદ હોય અને ઇન્ડિકેટર તો ચાલુ હોય તોય એમાં મારો બબલો બોડાયો અને ખાટલે બેસીને મુજરો એમાં જ એવું કઈ બુદ્ધિ હાલતી નથી કે આ મારો નથી એમ કોઈ દિવસનું કેલ્ક્યુલેશન મંડાતું જ નથી એને જે જોઈએ તે સમર્પણ છે બસ એવું સમર્પણ જ્યારે ભગવાનના સાધુ પુરુષોમાં થાય ત્યારે જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે પણ હવે સાંભળવાનું છે કે અહીંયા મોટો વાંધો આજના બૌદ્ધિકોને છે અને તમે જો બૌદ્ધિક કહેવાયા હશો તો તમને પણ વાંધો પડશે એવી શું જરૂર છે કે કોઈને સરેન્ડર થઈ જવું કોઈને આધીન થઈ જવું કોઈના ગુલામ થઈ જવું હે પરતંત્રતા ગુમાવી દેવાય અપની બુદ્ધિ સાબુત રખો વિરોધ છે એવા કોઈ ગુરુઓના ચરણમાં પડીને વેચાઈ જવાની જરૂર નથી લેખો આવે જ છે ને વિચારો આવે છે વ્યક્ત થાય છે અને એવા બધાને ક્રાંતિકારી કહેવામાં આવે છે કે આજે સમાજને આવા ક્રાંતિકારી સાધુઓની જરૂર છે ચીલા ચાલુ સાધુઓની જરૂર નથી તો રાખ તારા ઘરમાં રાખ ઘર જમાઈ રાખ અમારે કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ સરેન્ડર થઈ જવાની કોઈ જરૂર નથી હા સાંભળજો બૌદ્ધિકો શું કહે છે કે ગુરુઓની જરૂર છે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે કાંઈ કરવું હોય શીખવું હોય તો આપણને કોઈ જ્ઞાનદાતા ગુરુની જરૂર તો છે જ એટલે જ્ઞાન જ્યાંથી મળે એ લઈ લેવું જોઈએ કારણ કે કોઈ આપણને શીખવાડે એ ગુરુ છે શીખી લેવું એના માટે એની પાસેથી કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું એ બેશક જરૂરી છે કારણ કે કોઈને કાંઈ પાસે શીખ્યા વગર આપણને કંઈ શીખાતું નથી પણ એને પગે ચોટલી બાંધી દેવાની શું જરૂર છે જો એની આરે ચોટલી બાંધી દેશો તો તમારો વિકાસ આધ્યાત્મિક નહીં થાય સાંભળજો બૌદ્ધિક ચાબખા વિકાસ આધ્યાત્મિક નહીં થાય કારણ કે જેવી રીતે તમે તમારા છોકરાને સ્કૂલમાં ભણવા મૂકો છો એને જે શિક્ષકે એકડો શીખવાડ્યો પછી એ જ શિક્ષકને જો પકડી રાખે તો એકડા સિવાય બીજું કાંઈ ન જાણે પણ એને દરેક શિક્ષકો બદલાવતા રહેવા પડે સ્ટાન્ડર્ડ બદલે એમ શિક્ષકો બદલાવવા પડે અને સાયન્સમાં જાય ત્યારે તો કેટલા કેટલા એક એક સબ્જેક્ટના કેટલા ટ્યુશન્સ કેટલા ટ્યુટર કેટલાને કેટલાને મળે કેટલાની પાસે વિદ્યા પીએ ત્યારે એમ કરતા કરતા અનેક ગુરુઓ બદલતો બદલતો એકવાર નિષ્ણાત ડૉક્ટર અને નિષ્ણાત એન્જિનિયર થાય છે એમ એકને પકડી રાખવાથી વિકાસ થતો નથી માટે જ્યાં જ્યાંથી જ્ઞાની પુરુષો મળે તો જ્ઞાન લઈ લ્યો પણ ગુરુ કરવાની ઘેલછામાંથી સમાજ મુક્ત થઈ જાય એમાં જ આપણો વિકાસ છે એમાં સમાજનું ભલું છે ગુરુ કરવો હોય તો તમે પોતે પોતાના ગુરુ થાવ એમાં જ કલ્યાણ છે આ બૌદ્ધિકોની વાત છે લો આ બૌદ્ધિકો કે છે તમે તમારા ગુરુથી જાઓ આ કેટલી વાત આજના સમાજમાં મીઠી લાગે અને આ લોકોને શું કામ તાળીઓ ન વધાવે આવું કહે ને કારણ વાતે સાચી છે કે આ કેટલાય ખોટા ગુરુઓએ ખોટા સાધુઓએ સમાજને ચૂથવામાં કંઈ બાકી રાખ્યું નથી ચકડે ચડાવવામાં કંઈ બાકી રાખ્યું નથી એને પોતાના વાડામાં પૂરીને એને શોષણ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી સમાજના મૂલ્યોની અંદર ઠેસ પહોંચાડવામાં કંઈ બાકી રાખ્યું નથી એ વાત સાચી પણ તમે એમ ન કહી શકો જરૂર નથી કોની સાચાઓની આપણે ક્યાં કહીએ ખોટાને આપણે ગુરુ કહેતા જ નથી ને સમાજમાં કેટલાય ઊંટ વૈદ છે કેટલાય લૂંટ વૈદ છે પણ એમ કોઈ એમ કે આ બધા ડોક્ટરો વૈદો આવા છે માટે હવે તમે તમારી જાતે દવા કરી લો કોઈ ડોક્ટર વૈદ પાસે જવાની જરૂર જ નથી શું વિપુલભાઈ કાંઈ જરૂર જ નથી એ બધા લૂંટ વૈદ છે ઊંટ વૈદ છે તમે જાતે દવા કરી લો જાતે દવા થાય એને એમ કહેવાની જરૂર છે કે આવા લૂંટવેદ ને ઊંટવેદ બહુ છે પણ કોઈ સારો વૈદ ગોતજે અને એ જેમ કે એમ તું રેજન પથ્ય પાળજે તો તારો રોગ નખમાંથી વયો જશે રહેશે નહીં એમ સમાજમાં ઢોંગી ગુરુઓ ખોટા ગુરુઓ છે પણ એને એમ કહેવાની જરૂર છે સમાજને કે સમાજમાંથી સાચા સાધુઓને ખોળીને એને આશરે રહીને એનો દાસ થઈને જેમ કે એમ તું કરીશ ત્યારે તારો ભવરોગ જશે એમ કહેવાની જરૂર છે પણ એમ તમે કહો કે ગુરુઓની જરૂર જ નથી જેમ ડૉક્ટર વૈદ્યોની જરૂર જ નથી તો એ શાસ્ત્રનો અપરાધ છે આધ્યાત્મિક જગતનો અપરાધ છે એક વસ્તુ ક્લિયર કટ સમજી લ્યો શિક્ષક શિક્ષક છે ગુરુ ગુરુ છે there is a vast difference between teacher and guru teacher teaches the subject while guru leaves the subject પેલો તમને પોથી ભણાવે છે પણ સાધુ છે સત્પુરુષ છે ગુરુ છે માસ્ટર છે એ તો પોથી જીવે છે શિક્ષક જ્ઞાનદાતા છે ગુરુ જ્ઞાનદાતા જ નથી મોક્ષદાતા છે એટલે જો સત્પુરુષ સારા મળી જાય તોય આપણે જો એને શિક્ષક તરીકે સ્વીકારીએ તો જ્ઞાન વૃદ્ધિ થાય આધ્યાત્મિક ખજાનો જ્ઞાનનો તમે વેદ ઉપનિષદ ગીતાના ફટાફટ અર્થો કરી જાઓ એવો તમારા માહિતીનો ખજાનો આવી જાય પણ એ માહિતી જ્ઞાન છે ઇન્ફોર્મેશન છે વિઝડમ નથી એ માહિતી કામ ના આપે કઈ રીતે કામ ના આપે ઘનઘોર જંગલ છે ભયંકર હિંસક પશુઓ છે હમ કે જેને આમ તમે પાર કરી નીકળવું છે પણ રસ્તા ખાંચા ખૂંચી કાંઈ ખબર જ નથી અને એમાંથી પાર જવું છે ને હિંસક પશુઓ તો વેરાની આમ તમારા ભૂછા ડાંસ આંટા મારી રહ્યા છે એમાંથી જ નીકળવું છે નીકળવું પડે એવું જ છે અને પછી તમે કોઈ એવો હોય માણસ એની પાસે તમે માહિતી લઈ લ્યો કે મારે અહીંથી પસાર થવું છે પછી એનો નકશો દોરી લો એની નકશો લઈને નીકળો આર પાર નીકળાય ના મને કયો નીકળાય મારી જ નાખે ઓલા ફાડીને ખાઈ જાય પણ ચેલેન્જ આપું તમને કે મસાઈ મારાનો મસાઈ હોય ને એને તમે ભોમિયો હારે લ્યો એ સિંહ વાઘ છે ને એનો એનો રંગ વેશ જોઈને ભાગી જશે એ ભોમિયો સાથે લેવો એ ગુરુ છે શિક્ષક ગુરુ ભોમિયો નથી થતો માહિતી આપી દે નકશો દોરી દે છે એમ તમે સાધુઓને જો જ્ઞાનદાતા શિક્ષક જ માન્યા હોય તો માહિતી મળી જાય કથા સાંભળે સાંભળીને ઘણા જ્ઞાની નથી થઈ જતા પછી એ નથી મથા માંડતા કથા કરવા એ કથા કરવા માંડે છે માહિતીનો ખજાનો આવી જાય છે પણ એ માહિતી જંગલમાંથી બહાર ન કાઢે એ તો ઓલો ભોમિયો હારે હોય એટલે ખલાસ તમારે ખાધા પીધાની ખબર રાખે થાક વાળી હોય તો ખબર રાખે હાજા માંદાની ખબર રાખે હિંસક પ્રાણીઓ ફરકે નહીં તમને આર પાર જંગલમાં લઈ જાય ચિંતા ખરી કાંઈ થાકી જાવ તો ખભે ઉપાડ લે ભોમ્યો એમ ગુરુ છે એ ભોમ્યો છે શિક્ષક નથી પણ એ ગુરુ ક્યારે ભોમ્યો થાય સાધુ ભોમ્યો ક્યારે થાય કે જ્યારે એને હેત કરીને વશ કર્યો હોય ત્યારે ત્યારે એ ભૌમ્યો થાય છે બાકી અંતર જગતમાં ભૌમિયો થતો નથી પહેલાને તો પંદર પચીસ રૂપિયા સો દોઢસો બસો રૂપિયા હજાર બે હજાર આપી દો ભૌમ્યો થઈ જાય જંગલનો ભૌતિક જંગલનો આને પૈસા આપો એમ ભૌમ્યો ન થાય એ તો એને હેતે કરીને સેવો હોય વશ કર્યો હોય ત્યારે આપણા જીવનનો ભૌમ્યો થાય છે અને એ જાગતા અને સુતા એ એના આશ્રિતનું ધ્યાન રાખે વડતાલમાં ઉપેન્દ્રાનંદ સ્વામી હતા ગોપાળાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા હતા ઉપેન્દ્રાનંદ સ્વામી વડતાલમાં ઘણા વ્રત કરે તપ કરે ચાંદ્રાયણ કરે જપ કરે બધું કરે પણ કામનો રાગનો ઘાટ ક્યારેક ક્યારેક પીડા કરે એને થાય ઘરે રે આટલો બધો સત્સંગ દિવ્યો મેળો મારું શું થશે એમાં ગુણાતીતાનંદ સ્વામી વડતાલના સમય આવ્યા એટલે એના પગમાં પડી નિખાલસ થઈ ગયા કે સ્વામી હું તપસ્વી કેવાઓ ધ્યાની કેવાઓ જે બધું કેવાઓ મા બાપ મને આ દોષ કામ પીડે છે બસ આટલું આ ગુરુ કર્યો ને હેત હોય આટલું પગ પકડી લીધા આંસુ હતી ધોઈ નાખ્યા સ્વામી કે સાધુરા મૂંઝાવાનું હોય હારો મારી ભેળા જુનાગઢ હવે કમાલ દેખો ઉપેન્દ્રાનંદ સ્વામી તરત જ તૈયાર થઈ ગયા આવ્યા જુનાગઢ સ્વામી જેમ કેમ બધું સેવા પ્રવૃત્તિ એમ કરે રાત કહેતો રાતને દી કેતો દિવસ થોડા દિવસો ગયા પણ સ્વામીની એવી સેવા કરે સ્વામી ચીંધે એવી એવી સેવા કરે રાજી થતા ક્યાં વાર લાગે ભાઈ એવી અદભુત સેવા એમાં એકવાર બપોરનો ટાણો છે સાધુ અવસરના ઉપલા મેળા ઉપર ઉપેન્દ્રાનંદ સ્વામીએ સ્વામીએ કીધું છે એમ ગાર કરતા છે એ બેક વાગ્યા છે ને સ્વામી દાદરો ચડીને ઉપર ગયા ડોલ બોલ ખખડતી હોય ને એટલે સ્વામી કે સાધુરામ કોણ છે એ સ્વામી હું ઉપેન્દ્રાનંદ એટલે ગાર કરો છો તો કે હા મહારાજ હા ગાર કરું છું એમ આમ ફરીને જોયું સ્વામી આમ મીટ માંડી એમ જ્યાં જોયું એક ક્ષણ ચાર આંખ ભેળી થઈ બધા દોષ કામાદિક સહિત ખેંચી લીધા અને ટાઢો હિમગીરી જેવડો છેવડો થઈ ગયો બોરબોર જેવડા ઉપેન્દ્રાનંદ સ્વામીના આંખમાં આંસુ આવી ગયા સ્વામી મા બાપ તમે તો કમાલ કરી શું થયું બસ સાધુરામ જાઓ હવે બ્રહ્માદિત દશા ભોગવું આ શિક્ષક કરી શકે આ કોઈ સાધુને આપણે ખાલી શિક્ષક માન્યો હોય જ્ઞાનદાતા માન્યો હોય એમ થાય આ માહિતી કોઈની પાસે લીધી હોય એના થાય આ ભૂમિયો થયો આ સાધુ કરી શકે એ બીજું નથી કોઈ કરી શકતું ભાઈ ન થાય એમ જો થતું હોય તો મોટા મોટા ઋષિઓ ગોથા કેમ ખાઈ ગયા પરાશર ઋષિએ તો પરાશર સ્મૃતિ લખી છે અને જે જે ઋષિઓ ગોથા ખાઈ ગયા એમણે કેટલા શાસ્ત્રો લખ્યા છે અને છતાંય એ કામાદિક દોષમાં ગોથા ખાઈ ગયા એમ માહિતી એમ શાસ્ત્ર જ્ઞાન એ આ જે ભવબંધ છે એ છોડાવે નહીં એમ તો આ મેડિકલ સ્ટોરવાળા છે ને એની ત્યાં બધી દવા હોય ને પાછું બધું એ જાણતો હોય પણ એ માંદો થાય એ પોતે ખાઈ લે એમાંથી હાજો થાય ત્યાં ત્યાં ઊંધો પડે અને કોઈ ડોક્ટર પોતાનું ઓપરેશન પોતાના હાથે કરે ભલે ગમે એવું સર્જન હોય પોતાના હાથે આમથી કાપીને પથરી કાઢી હોય દાખલો છે બીજો જ જોઈએ હા ગળ ગુમડ થયું હોય એવું કાંઈક હોય જરા નસ બધું ટપકતું હોય એવું બધું એલર્જી કરતા બધું થયું હોય તો એ કાંઈ ટીકડી બગલાની જેમ ગળી જાય તો વળી હાજુ થઈ જાય પણ ગંભીર રોગ લાગુ પડે ત્યારે સ્વયં ડૉક્ટરે પણ કોઈ નિષ્ણાત ડૉક્ટરની નીચે જ એણે સારવાર લેવી પડે તો જ સાજો થાય એમ આપણને આ જે ભવસાગરનો રોગ પીડ્યો છે એ એ ગંભીર ઓછો છે એની આગળ તો કોઈ રોગ નથી ઓલો તો એક મરીએ એટલે પતી જાય આ તો મરીને જન્મીએ મરીને જન્મીએ તો હારો હારે જ છે જાતો જ નથી પ્રસંગમ ભજનમ પાશુમાત્મન અજર પાશ છે અજર એટલે જરાય જૂનો થાય નહીં ઘસાય નહીં તૂટે નહીં એવું આ સ્ત્રીનું બંધન છે કઈને લાકડું થઈ જાય મરણ પથારે પડ્યો હોય ને સાયકોલોજીસ્ટના સેક્સોલોજીસ્ટ ડોક્ટરો એમ કે છે શાસ્ત્ર તો કે જ છે પણ તમને ડોક્ટરનું મનાય એટલે હું કહું છું એ બધા ડોક્ટરોના એવા અભિપ્રાય છે કે માણસ મરવા પડ્યો હોય ગમે એટલો ઘરડો થઈ ગયો હોય પણ એ છેલ્લી ક્ષણે એને સ્ત્રીની વાસના એને આમ ફોડા મારતી બેઠી થાય છે ભલે ને સુસુપ્ત થઈ ગયું હોય આ અજરપાસ કયો છે એ અજરપાસને સાધુઓ જ તોડે બીજા કોઈ સાધનો તોડી શકતા નથી રેશનિંગની દુકાન હતી આવું આવે ને બધા ટાઈટ થઈ જાય રેશનિંગની દુકાન એમાં બધા રેશન લેવા માટે ને ઘઉં ચોખા ખાંડ આ તે બધું લેવા માટે આમ લાઈનો લાગી ગયેલી એક કિલોમીટર જેટલી લાઈન બધા ડબલાન થેલી નાન તેન જે હશે એ બધું લઈ લઈને આમ બધા ઉભેલા એમાં હવે તો બધાને લાઇનમાં જ રહેવું પડે પ્લીઝિંગ ક્યુ લાઈનમાં જ રહેવું પણ મારો એક માથા ફરેલ માણસ આવ્યો એ તો બધા એને મૂક પડ્યા સીધો આગળ એટલે હોહા થઈ જાય એ ભાઈ એ એ બબલું એ પપ્પુ પાછો મળી જા જોતો નથી આમ આખે બધા ઊભા છે તારા બાપા કેટલા ઊભા છે ને તું ક્યાં આમાં હાલી મળ્યો છો વયજા પાછળ પણ ઓલો માને જ નહીં એટલે એક જણ હશે દોડીને બે ત્રણ લાફા ઠોક્યા ખબર નથી પડતી ચાલ પાછળ મૂક્યા હતો ઓલો બિચારો માર ખાધો એટલે ક્યાં જાય એટલે વળી પાછો ઉભો રહ્યો પણ વળી પાછો હણકો ઉપડે એટલે વળી પાછો આગળ જાય એ ભાઈ એ તને કીધું નહીં હવે કેવો છો તો મૂર્ખનો સરદાર વળી માર્યો પાછળ મૂકી આવ્યા પાછો ઓલો થોડી વાત થઈ ને એટલે પાછો ત્રીજી વાર પાછો નીકળ્યો અમુક તો હોય જ નહીં એવા એ વખતે તો મારે મારો તોડવા ગયા ને ઓલો કે તમારે મારવો મારો પાછળ નાખી આવીશો ને તો હવે હું દુકાન નહીં ખોલું હવે એ દુકાનવાળો હતો બોલો ચાવી એની પાસે હતી બોલો હવે એને મારી લાઈનમાં ચડાવે હવે કોણ દુકાન ખોલે તમે જોવો તમને ખુશ કરવા માટે સમજાવવા માટે હું કેવી કેવી વાતો લઈ આવું છું તમે જોવો તો કરો એમ સાધુ છે ને એ મોક્ષનો દુકાનદાર છે ચાવીઓના જોડા એની પાસે છે ખંભાથી તાળા ખોલ નાખે એવી બધી ચાળીઓ છે એની પાસે પણ હવે આગળ જ નથી જવા દેતા અમે અહીંયા ઉભા છે તું કરમદા કેમ મરજી જા તો રાખો વાહે ખાલી ઠેલિયું ખખડાવી રાખો મરો ભૂખ્યા એ તો એને આગળ જવા દો ત્યારે ઓ સાધુ કે તમે અમને આગળ કર્યા અમારી જવાબદારી થઈ ગઈ લ્યો લ્યો હવે તમને જે જોઈએ અમે ખોલીને આપી દઈશું શું જોઈએ છે એ બાલ મકુંદા સ્વામી એની એવી સેવા કરે રાજી થઈ જાય બોલ બોલ શું તારે જોઈએ છે કુબેરનો ખજાનો રોકડું અક્ષરધામ બે મારી જોળીમાં છે માગી લે આ દુકાન છે એની પાસે ચાવ્યો છે એ તાળા ખોલે છે આ મોક્ષનું દ્વાર ઉઘાડું થયું મતલબ શું ભાઈ કામ ક્રોધ લો મો આ બધા દોષ છે ને સ્ત્રી ધન પુત્ર આ બધા બંધનો એ બધા આડા બેઠા છે એને હટાવે મોક્ષ દ્વાર ખુલ્લું એ ગુરુ જ હટાવે આ આડા બેસી ગયા છે ને એને આઘા કરી નાખવાની એનું નામ મોક્ષ દ્વાર અપાવ્રતમ મોક્ષ દ્વાર ખુલ્લું કરવું બાકી ત્યાં કઈ કઈ એવા છે નહીં ચાઇનીઝ તાળા નથી લાગ્યા કાંઈ વીરો ને એવા બધા ઇટાલીના કોઈ તાળા નથી લાગ્યા કાંઈ આ કામ ક્રોધ લોભ એ તાળા છે એ બધા આગળ બેઠા છે એ જવા જ નથી દેતા એ કે તું અમારી લાઈન માય જવા ન દે એને ગુરુ થપાટ મારીને કાઢી મૂકે હટ હે જ્યારે હટે છે ત્યારે મોક્ષ દ્વાર ખુલ્લું થઈ જાય છે અને આ વચનામૃતમાં કહ્યું ચોપનમાં કે ભાગવત ધર્મનું પોષણ પણ એવા સાધુથી જ થાય છે આ બધાને હટાવીને દ્વાર ખુલ્લું કરે અને નક્ષિક અને સદગુણોથી શણગારે છે જાઓ હવે બેટા તમે ભગવાનને ખોળામાં જઈને બેસો એટલે શ્રીજી મહારાજ સમજાયું ને કે ભાઈ મોક્ષ દ્વારનું આડ જ શું છે ખુલ્લું થવું મતલબ શું છે એટલે શ્રીજી મહારાજ કહે છે વરતાલના અગિયારમાં કે ભાઈ સાધુઓ સાથે સત્પુરુષો સાથે જ્યારે હેત કરો ત્યારે જ આત્મદર્શન થાય છે સાધુઓની સાથે હેત કરો એ જ આત્મદર્શનનું ભગવત દર્શનનું કારણ છે સાધુમાં હેત કરો એ જ સાધુઓનો મહિમા સમજાનું પણ કારણ છે અને સાધુઓનો મહિમા સમજાય છે ત્યાં વગર ન સમજાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ થતી નથી માટે સર્વનું કારણ સત્પુરુષોમાં અત્યંત હેત જેવું સ્ત્રી છોકરામાં છે એવું હેત કરે ત્યારે આમાં થાય છે મધ્યના ઓગણસાઠમાં શ્રીજી મહારાજે કહ્યું કે એટલે સાધુઓમાં કેવું હેત કરવું ફરી ફરીને આ વાત કરો મહારાજ એ જેવું હેત સ્ત્રીમાં છે જેવું હેત પોતાના છોકરામાં છે જેવું હેત પોતાના ભાઈમાં છે જેવું હેત પોતાના સંબંધીઓમાં છે એવું હેત સાધુઓમાં કરવું તો કલ્યાણ થાય એક વૃદ્ધાશ્રમ જે ચલાવતા હતા ને એ ભાઈએ એક વાત જે કહેલી ને એ તમને કહું એકવાર ડોસાને ડોસીને એના છોકરા મારીને એ વૃદ્ધાશ્રમના ચોગાનમાં નાખીને વ્યા ગયા છોકરાઓ તો એવા જ છે મારી પીટીને લોહી જાણ થઈ ગયેલા દાદા આ ડોસો ડોસી અને ઓલા તો ફેંકીને વ્યા ગયા વૃદ્ધાશ્રમના સંચાલકો એ બધા એને ડોસા ડોસીને ઉપાડ્યા એના પાટાપિંડી સાફ કર્યા એને સ્નાન કરાવ્યું કપડાં સારા આપ્યા એને જમાડ્યા છોડાવ્યા આ બધા રાજીથી રાખ્યા કેટલા માર્યા છે બોલો મહિના પછી સાજા થયા એમ બે ત્રણ મહિના થયા ને ત્યાં એ ડોસા ડોસી સંચાલકો પાસે આવ્યા એ તમે છે ને અમને રજા આપો ને અમે પાછા આવશું પણ અમને પાંચ દિવસની ત્રણ દિવસની રજા આપો તો કે ભાઈ એવી છે ને રજા જોઈએ અમારે આમ તો અમના છોકરાના છોકરાને ઘેરે છોકરો છે ને એનું લગ્ન છે એના દીકરાના દીકરો પૌત્ર અમારા દીકરાનો દીકરો છે ને એનું લગ્ન છે અમને પત્રિકા તો મોકલી નથી પણ બીજે ક્યાંકથી ગોતી લીધી બોલો એ પત્રિકા લઈને લઈને પાસે ગયા અમારા દીકરાના દીકરાનું લગ્ન થાય છે એટલે અમને ત્રણેક દિવસ પાંચ દિવસની રજા આપો અમારે અમારા દીકરાના લગ્ન થાય છે એમાં જવું છે સંચાલકો કે મારી મારી તોડી નાખશે એ તમને આમંત્રણ આપ્યું નથી તમારો સગો પૌત્ર છે એનું લગ્ન થાય છે તમે બીજેથી પત્રિકા ગોત્યા હોય તમારામાં કંઈ અક્કલ સાંટો છે કે નહીં તમારે પછી સેવા કોણ અમારે કરવાની તમને એ નાખી જશે <laughs> ના ના ના એ છોરું કછોરું થાય પણ માવતરથી કમાવતર થોડું થાય <laughs> તમે રોવા માંડ્યા આ હકીકત રોવા માંડ્યા કે ભલે જે થાય મારશે હવે ધોલ થપાટ કરશે ખાઈ લેશું બીજું હું પણ અમારે એકવાર એના દીકરાને જ્યાં વાત ને ને કે જાઓ એ ગયા ત્યાં તો બધા ઢોલ વાગતા હતા ને ગીત ગવાતા હતા ને એમાં ડોસો ડોસી આવ્યા આવ્યા ઓલા એલા એ હુડ આવ્યું હુડ મારે મારે અરે લાકડી લે લાકડી લે અરે દોડ્યા ને એક બે આંટી દીધી ને એ ડોસો ડોસી ભાગ્યા ભાઈ હ મરતા મરતા બચ્યા ને અહીંયા આવ્યા પેલા સંચાલકોએ કીધું શું કર્યું આ છે માર્યા પણ હવે અમારા દીકરાના દીકરાના લગ્નના ઢોલ તો સાંભળી આવ્યા આટલો માર્યો તોય એને ઢોલ સંભળાય છે બોલો આવું હેત સાધુમાં થાય ના ના કયો લ્યો થાય તો કેવી વાત કરે છે આ શાસ્ત્રો વાત કેવી કરે છે ને આપણે શું કરીએ છીએ સંઘ અને પ્રસંગમાં ભેદ છે સંઘ એટલે ભેળું રહેવું પ્રસંગ જુદો છે ગુણાતીતાનંદ સ્વામી કે એક સાઠ જણાનું કુટુંબ હતું પણ એ સંઘ સાઠનો હતો પણ પ્રસંગ તો પુરુષ એની ઘરવાળીને એનો દીકરો ત્રણ ત્રણનો જ હતો આને પ્રસંગ કહેવાય હજી એનાથી વાત કહું એટલે ગામડામાં વરત વણે ને એટલે નાડા બનાવે કોષ હતા ને ત્યારે નાડા આટલા આટલા જાડા દોરડા એ વરતડું બનાવવા માટે એ હાથે ખેડૂતો વણતા તમે જોયા હશે જૂના છે પછી અહીંયા ઓલા બાંધ્યા હોય લાકડાના એમાં ઓલા દોરડા ફરતા હોય એ ત્રણ દોરડાને જે વળ ચડાવીને દોરડું જે ગઠ્ઠીને બનાવે ને સજુભાઈ એને પ્રસંગ પાડ્યો કહેવાય કયો હા એટલે કે પ્રસંગ પાડજો એ પ્રસંગ શું વળ ઉખડે નહીં હળગાવી દો તો અને જેમ તાણો ને એમ એકબીજા વળ એકબીજાને ચોંટતા જાય જેમ તાણો તોડવા હાટું એમ એકબીજા એકબીજા તાતણે કેલા લેજે હો તાણે છે લેજે લેજે પણ નોખું ન પડે આને શું કહેવાય પ્રસંગ કહેવાય પાણી હોય એમાં તમે તમે મીઠું નાખી દો અને મીઠું એક રસ થઈ જાય એને શું કહેવાય શું કહેવાય પ્રસંગ ન કહેવાય એ જ સમજવાનું છે હવે સમજવાની મજા જ છે તો પછી આ પેપર તો અઘરા જ હોય હા સાવ ભળી ગયું છે ને પાણીમાં મીઠું સાવ ભળી ગયું છે એમ ઘણા આપણે સાધુઓ અને હરિભક્તો સત્સંગમાં આ મીઠાની જેમ પાણીમાં ભળી ગયા હોય એટલે લાગે કેવું કહો એકરૂપ થઈ ગયા છે પણ એ પાણીને ઉકાળો પાણી બધું ઉડી જાય મીઠું પીડ્યું રહે થઈ ગયું નોખું ધડ દઈ એને સંગ કર્યો કહેવાય આવું હોય ને તોય સંગ જરાક તાપ લાગે એટલે નોખો પડી જાય તાપ લાગે એટલે નોખો પડી જાય બાકી તો આમ તમે અમારા ને અમે તમારા નહીં તમે કેતા તું મારી ને તમે મારા નહીં એવું કેતા બોલો કે તું મારી બોલો કે તમે મારા એ તું તમે નીકળી જાય મારા મારી બાકી રહે મીઠાની જેમ ઓગળી ગયા પણ જે તાપ લાગે એટલે મીઠું પાછું નોખો એમ ઘણા હરિભક્તો સાધુ હોય જરા તાપ લાગે એટલે બધું નોખું પણ પ્રસંગ કોને કહેવાય સાંભળો દૂધમાં તમે ખાંડ સાકર નાખી દો ને પછી ઉકાળો જેમ ઉકાળો એમ ભેળું થતું જાય જેમ ઉકાળો એમ ભેળું થતું જાય છેવટે મીઠો પેંડો થઈ જાય આને પ્રસંગ કર્યો કહેવાય આને પ્રસંગ કર્યો કહેવાય કારિયાણીના વસતા ખાચરના દીકતા દીકરા જોઈતા ખાચર ગામમાં ભવાઈ આવ્યા અને એ જ વખતે સાધુઓ પણ મંદિરમાં હશે અને ગામમાં ભવાઈ આવ્યા હવે આપણે તો જોતા તો નહીં જ એ વખત તો જમાનો હતો હવે અત્યારે તો બધા મિસ યુનિવર્સના અંતે બધું એવું બધું જોવા બેસી ગયા હોય છે અને પાછા મોટા બધા વાત ન થાય ગંદવાડ તો ભવાઈ આવ્યા તો જોવા તો જવાનું હોય નહીં બાપુ સત્સંગી સારા જોઈતા ખાચર પણ ભવાઈ આવીને પગમાં પડી ગયા કે મારા તમે ગામધણી દરબાર છો તમારો ખાટલો નાખો તમે પાંચ મિનિટ બેહો અને થોડુંક કંઈક બોલી બોલીને પાંચ રૂપિયા જેવું તમને જે મોજ પડે બોલીને વ્યાજ આવો અમારા જરા વેહ ડાગલાનો આવે ત્યારે અને પછી તમે તમારે તમારા નિમ ધર્મ પણ વ્યા જાઓ તો ગરીબ માણસનું પેટ ભરાઈ જાય બાપુ એટલે બાપુને બહુ કરગરત દઈ આવે હાલ જડી પાંચ મિનિટ બેસી આવો ને બોણી બોલીને પછી વયો આવે ગરીબ માણસનું થતું હોય તો એમાં મારે ક્યાં ભોવાયો જોવો છે ડાગલો કૂદતો હોય ને આમાં કાંઈ બહુ તો કાંઈ છે નહીં ગરીબ માણસ માટે ગામ ધણી છો મારે કાંઈક તો બાંધછોડ કરવી એટલે બાપુ ખાટલા ઉપર જઈને બેઠા ને પાંચ દસ રૂપિયા જે એ જમાનાના હોય બોલાતો હોય મોટી બોલી બોલીને બાપુ પછી વૈયા આવ્યા ઘરે જઈને હુઈ ગયા પણ એ કોક આવા તો અમુક ફરતા જો ભોવાયા જોતા હોય ને પાછા સાધુ પાસે વાતે પોગાડતા હોય એટલે જઈને તરત જ સાધુ રાતે જઈને કહેતો કે વાહ સ્વામી સ્વામી આ મોટો ચાંડલો મોટો હરિભગત આગેવાન ગામધણી દરબાર વસ્તા કચ્છનો દીકરો ભોવાયા જોવે એ સાધુને વાત કરી સાધુ તાંડી થઈ ગયા આવું હાલે સવાર પડ્યો ને જોઈતા ખાચર દરબાર પૂજા કરી અને મંદિરે આવે સ્વામિનારાયણ મહારાજ પ્રભુ દયાળુ અને ઓલા સાધુ મંદિરને પગથિયે જ બેઠેલા એ જેવા આમ કરીને આમ જેવા પગથિયા જોડો ઉપાડીને જેવા પગે લાગવા ગયા સાધુ ફેરવીને પાટું મારી કાઠા મોટો થઈને હરિભગત તારો બાપ તો જો તારા બાપના ગુણ ગવાઈને તું ભવાયા જોશો ફેરવીને પાટું માર્યો જોયા ખાચર જોઈતા ખાચર ઉલ્લીન પડી ગયા બેઠા થઈને સાધુના પગ પકડી લીધા હા મા બાપ મારી ભૂલ થઈ ગયો મને તમારે જે દંડ દેવો હોય મારા માવતર તમે દંડ દો વિચાર કરો તમારે મારી ભૂલ થઈ ગઈ હકીકતમાં ભૂલ નહોતી આ સાધુ આ ટાંડા થઈ ગયેલા માળા પછાડે એક તો ક્ષત્રિ નાના હોય તો ભા કેવું પડે એને કાંઠો કે આવો કે તેવો કે અને એને પાટું પાછો જેના રોટલા ખાય એને એ પાટું મારે બાવો ભિખારી એમ જે દુનિયાની ભાષામાં એને છાતીમાં પાટું મારે અને બેઠો થઈને પાછો કૂતરાની જેમ પગ ચાટે મોઢામાં જોડો લે મા બાપ મારી ભૂલ થઈ ગઈ છે એ અવાજ કડબડાટ સાંભળી ગયો તો મોટા સાધુ તો હતા હતા જ નહીં હોજી આવી વાત નહોતા નાનો સાધુ મારતો તો ગામધણી દરબાર હતા ક્ષત્રિય હતા ઉકળતા લોહી કહેવાય એ જમાનો અને પગ ચાટે મોટા સાધુને ખબર પડી કે આ કલબલાટ સર આવીને જોયું ત્યાં તો આ બધું સાંભળ્યું વાત ઉપર એટલે એકદમ એટલે કીધું શું હોય કોણ છે એ તો જોવો જોઈતા ખાસ કરી ના બાપ એને તમે કાંઈ કહેતા નહીં તમે અમને નહીં કહો કોણ કહેશે બાબા તો તો અમારું કલ્યાણ બગડી જાય એને તમે મારા હમશે મારા બાપના હમશે એને તમે જો કાંઈ દંડ આપો કે કાંઈ કયો તો બસ મને આ કહો હું એને કાંઈ નહીં કહું કોને પગે લાગવું ઓહો આવા આમાં મોક્ષ દ્વારમ અપાવ્રતમ આવું જ્યારે હેત થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે એવા મોક્ષના દાતા એ સાધુઓ જ્યારે રાજી થઈ જાય એટલે આપોઆપ દોષ ટળવા પડે આપોઆપ ભગવાન આમ નજીક આવવા મળે ભગવાન નજીક આવવાને કે વાહલપ મંડે કરવા વિકાર માત્ર ટળી જાય પણ જ્યારે આવું હેત થાય મોક્ષનું દ્વાર શું છે મોક્ષનું દ્વાર શું છે ખુલ્લું ક્યારે થાય જ્યારે આવું હેત કરે ત્યારે ખુલ્લું થાય પ્રસંગ કરે આવું હેત કરે ત્યારે હવે સાંભળવાનું છે કે મોક્ષનું દ્વાર બંધ કેમ થઈ જાય બંધ ક્યારે થઈ જાય બસ સાધુઓ મોક્ષનું દ્વાર હેત કરો સ્ત્રી બૈરા છોકરા જેવું આપણે તો દ્વાર ખુલ્લું પછી એને કોઈ ખજાનામાં રોકી ન શકે પણ એ સાધુઓને જ્યારે અવગુણ આવે અભાવ આવે અપરાધ આવે મોક્ષનું દ્વાર બંધ જય સીતારામ કાન ખોલીને સાંભળવા જેવી વાત છે પછી દરવાજો બંધ થઈ જાય ભાગવતના દશમ સ્કંધમાં ચોથા અધ્યાયમાં કીધું છે આયુશ્રિયમ યશો ધર્મમ લોકાન આશિષ એવ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદતિક્રમ જ્યારે સાધુ પુરુષોનો અનાદર થાય છે અવગુણ આવે છે અભાવ આવે છે ત્યારે આટલી વસ્તુ ભાગવતમાં વ્યાસજી કહે છે નાશ પામી જાય છે આયુષ્ય નાશ પામી જાય છે શ્રી એટલે કીર્તિ નાશ પામી જાય છે લક્ષ્મી નાશ પામી જાય છે હા ધર્મ કાર્યો કર્યા હોય એ બધા નાશ પામી જાય છે સ્વર્ગ પ્રાપ્તિ થાય એવા કર્મો કર્યા હોય મોક્ષમાં જવાય એવા કર્મો કર્યા હોય નાશ પામી જાય છે અરે કોઈની આશીષ મેળવી હોય આશીર્વાદ મેળવા હોય આશીર્વાદ નાશ પામી જાય છે આ ઘણા એવાથી ગણાવું છું આશીષ આશીર્વાદ લીધા હોય નાશ પામી જાય છે અને બીજી લાઈનમાં લખ્યું હંતી શ્રેયાંશી સર્વાણી બધા પ્રકારના કલ્યાણો નાશ પામી જાય છે બધા પ્રકારના કલ્યાણો જ્યારે સાધુઓનો અનાદર ને અવગુણ અભાવ આવે છે ત્યારે બધા પ્રકારના કલ્યાણો નાશ પામી જાય છે લોયાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલે કહે છે કે સાધુનો અવગુણ આવ્યો એટલે સમજવું માથું કપાણું આંગળી કપાય હાથ કપાય પગ કપાય માણસ મરે નહીં પણ જ્યારે સાધુનો અવગુણ અભાવ આવે એટલે માથું કપાયું એટલે નિશ્ચય મર્યો જ મરી જ ગયો પતી ગયું માથું કપાય પછી કોણ ખલા એટલે મધ્યના ઓગણસાઠમાં શ્રીજી મહારાજે કહ્યું કે પોતાના સ્ત્રી દીકરા દીકરી પરિવાર હોય ને મધ્યનું ઓગણસાઠ જેટલા આમાં હું નામ બોલ્યો છું ને વચનામૃત જેટલા જેટલા એ બધા વચનામૃત પ્રાઇવેટ ઘરે જઈને વાંચી લેવા જેવા છે બધા વચનામૃત હું તો એમાંથી થોડું થોડું જ કહું છું કે જેવું સ્ત્રી દીકરા પરિવાર એમાં હેત છે અને એ બધા સ્ત્રી દીકરા દીકરી કુલક્ષણે હોય અપલક્ષણવાળા હોય કુપાત્ર હોય અનાડી હોય દુરાચારી હોય તો એનો ક્યારેય અવગુણ આવતો નથી મહારાજ કે પણ સાધુઓએ સેજ કાંઈક કીધું હોય હે તો એનો અવગુણ આવે છે તો મહારાજે શું કહ્યું એનું કલ્યાણ થાય જ નહીં મધ્યનું ઓગણ સાધુએ સેજ કઠણ વચન કીધું હોય તો એનો તરત અવગુણ આવે છે અભાવ આવે છે મહારાજ કે એનું કલ્યાણ જ થાય નહીં કલ્યાણ જ ન થાય આંખમાં આંસુ પડી જાય એવું છે કલ્યાણ જ ન થાય એક જણાને એનો મિત્ર પૂછતો હતો એ કે તમારે આ પરણાને કેટલા વર્ષ થઈ ગયા તો કે તમારે તો ચાલીસ વર્ષ થઈ ગયા એમ હા તે ક્યારે તમારે આમ ઝઘડો કેવું કાંઈ થાય નહીં તો ના કેમ તો કે અમે ગોઠવણી કરી લીધી છે એવી કેવી ગોઠવણી અમને કેમ અમારે તો રોજ ઝઘડા થાય છે અમારે એટલે તમારી વાત છે એટલે એવી કેવી રીતે ગોઠવણી તો કે એવું કાંઈ નહીં ખીચ તો થાય ને ભેળા રહેતા હોય ક્રોધ આવે આ બધું આવે બધું થાય પણ એમાં એવું છે મારું ઘરવાળાને ખીચ ચડે ને મારું ઘરવાળું ગરમ થયું એને ક્રોધ ચડ્યો એટલે તરત જ માથા પર હેડ ટોપો મૂકીને હું બહાર ફરવા ભયો બસ ઘરમાં રહેવાનું જ નહીં એનો મગજ તાલકું ગરમ થયું દેવીનું એટલે માથે ટોપો મૂકીને ફરવા ભયો જાઓ બોલ્યો કે માથે ટોપો કેમ તો કે એ જ રહસ્ય છે સમજ્યા રહસ્ય એમાં જ છે એમને ટોપો ઉઘાડા માથે નહીં જવાનું ટોપો મૂકીને એટલે અડધો કલાક રખડું પછી ઘરે આવું પેલા દરવાજામાંથી ટોપો જવા દો જો એ ટોપો પાછો રમ રમીને આવવા દે બીજો અડધો કલાક ફરવા જવાનો <laughs> અને જો ટોપો જવા દો અને પાછો ન આવે એટલો અંદર પછી કશો વાંધો આવે નહીં આ અમે સલાહ કરી <laughs> કેવા કેવા રહસ્ય છે હવે આવી સગવડતા આપણે સત્સંગમાં કરીએ હે ન થાય સત્સંગમાં ચાર પ્રકારના લોકો છે કાન ખોલ કે સુનના મારે પણ સુનના તમારે બી સુનના મને તો છે ને તમારા માટે કેવા માટે હું એટલું મનન કરું તમને કેમ સરળતાથી આ બધું જીવમાં સમજાય અને મારા બાપ સ્વામિનારાયણની વાણી તમને કેમ અહીંયા સુધી પહોંચે એના માટે હું રાત આખી જાગવું પડે તો હું જાગું છું એમાં મારું કામ થઈ જાય છે મારું કામ હું તો જાગતો હોય કે સૂતો હોય કે મને સપનો હોય મારું કામ થાય છે એટલે ચાર પ્રકારના લોકો છે સત્સંગમાં કેટલા પ્રકારના પેલો પ્રકાર વાંક હોય અને સાધુ વડે અવગુણનો આવે વાંક હોય સાધુ વડે અવગુણનો આવે ભાઈ આપણો વાંક છે આપણી ભૂલ છે સાધુ તો કે જ તે વાંક છે તો કે શું સવાલ છે ભાઈ હે અવગુણ નો આવે પેલો પ્રકાર બીજો વાંક છે અને સાધુ વટે અવગુણ આવે તોય અવગુણ વાંક છે ભૂલ છે અને સાધુ વટે તોય અવગુણ આવે શું કે ખબર ભૂલ થાય એમાં આટલું બધું ધકવાનું આટલો બધો ગગલાવી નાખો આટલું બધું કઈ માપ હોય કે નહીં કઈ હદ હોય કે નહીં અમે માણા છે અમે કઈ હા તોડી જ નાખો ઉતરી જ નાખો ને નહીં જેમ પછી હોય ભૂલ થાય કઈ માપ મર્યાદા હોય કે નહીં પછી બધું સાંભળી જ રહેવાનું અમારે ક્યારે કઈ બોલવાનું જ નહીં અવગુણા ત્રીજો વાંક ન હોય અને સાધુ વડે તો અવગુણા વાંક ન હોય અને સાધુ વઢે તો અવગુણ આવે એટલે વાંક કાંઈ નથી મંડી પડો ભૂલ હોય ને વડો તો વાંધો નથી કાંઈ વાંક નથી અને તમે આવી રીતે ચોંટી પડો અવગુણ આવે વાંક હોય ને વડો ન આવે પણ વાંક નથી અને સાધુ વડે અવગુણ આવે ભૂલ હોય તો કયો એ અમારી જવાબદારી છે પણ નથી અને તમે શું કામ મંડી પડો છો અવગુણ આવે પણ એને ખબર નથી કે એનું હિત શેમાં છે ને અહિત શેમાં છે એને ખબર નથી આમ તો એવું છે લોયાના પેલા વજરામૃતમાં શ્રીજી મહારાજ કીધું છે કે મોટો ભાગના બધાને મહિમા ક્યાં સુધી રહે જ્યાં સુધી કોઈ વઢે નહીં વઢે એટલે અવગુણ આવે તો એ શું કામ વઢે છે સાધુ પાત્ર બનાવે છે જોવે છે કે આ આને મહિમા છે ખરેખર ખરેખર મહિમા છે મહિમાની ખબર આ પેપર છે પેપર કસોટી છે એ કે હે તને મહિમા હોય તો આવે જ નહીં અવગુણ એટલે હે ક્યાંથી એટલે બૈરા ગમકાવે છે સાધુ ગમકાવે શું વાંધો એને મહિમા છે એના કરતા તો હજાર ગણા હારા છે મહિમાનું પેપર છે વાંક ન હોય ને વઢે સાધુ મહિમાનું પેપર છે બીજું પાત્ર તૈયાર કરે છે ટપોરી મારી મારીને ઘડે છે પોતાના હોય ને એને કહેવાય પારકાન રોડ ઉપર જઈને કહેવાય કહેવાય કોઈ દી ન કહેવાય એટલે ઉલટાનું સમજવું કે એને એમને પોતાના માયના છે એટલે આમ બિંદાસ્તી કહે છે અને બીજું ત્રીજું એ સમજી લેવું એમાં કે આપણને ખબર નથી પણ ભવિષ્યનું કંઈક વિચારીને કહેતા હશે એક સાધુ ઝૂંપડીમાં બેઠેલા અને એમાં એને કોઈક સાધુ મળવા આવ્યા એ બે જણા વાતો કરતા હતા એમાં એનો ચેલો હતો ને માટીના ઘડા પહેલાં રહેતા ને એટલે ઘડો લઈને કુએ પાણી ભરવા જતો આશ્રમમાં જરૂર પડે ને એટલે દોરડું હોય ને માટીનો ઘડો ત્યારે ક્યાં સ્ટીલ પિત્તળ ત્રાંબા સ્ટીનલેસ સ્ટાઇલ કંઈ નહોતું એટલે માટીનો ઘડો લઈને પાણી ભરવા જતો હતો આ ઓલા સાધુ એને મળવા આવેલા મહેમાન સાધુ સાથે વાતો કરતા હતા ત્યાં ઓલો ઘડો લઈને નીકળ્યો એનો ચેલો એટલે આ સાધુ આશ્રમમાંથી જે ગરધણી આશ્રમનો હતો ને એ બોલ્યો ક્યાં જાય છે ગુરુજી પાણી ભરવા અહીંયા આવ ફેરવીને લાફો માર્યો કાંઈ થયું છે ફેરવીને લાફો માર્યો ધ્યાન રાખજે ઘડો ફોડી નાખતો નહીં બે લાફા બે ગાલ ઉપર ઠોક્યા ધ્યાન રાખજે આ હગો નથી પછી પાંચ રૂપિયાનો આવે છે જા બોલો કે જી ગુરુજી ઘડો લઈને વિયો ગયો પણ ઓલે મહેમાન સાધુથી સહન ન થયું કે આ કેવી રીતની રીત હા કાંઈ નમણે સીધો ધોકાવી જ નાખો ને કઈ ભૂલ હોય તો ઠીક તો કે ભૂલ નહીં આમાં તમને ખબર ના પડે હવે બે લાફા પડ્યા ને એટલે ઘડો ફૂટશે નહીં બે લાફા પડી ગયા ને એટલે હવે ઘડો નહીં ફૂટે અને ઘડો ફૂટી જાય પછી મારવાનો અર્થ જ શું છે <laughs> એ તો પાંચ રૂપિયા વ્યાજ ગયા પછી મારવાનો અર્થ શું છે એ તો આપણી બદમાશી છે પછી આપણે ધખીએ છીએ ક્રોધ હંમેશા ભૂતકાળ ઉપર હોય બાથરૂમમાં લાઈટ કોને રાખી પાણી આટલું કોને રાખવા દીધું એ થઈ ગયું એ થઈ ગયું હા મેં આમ સાયકલ ચલાવી હોત ને તો હું ન ભટકાત પણ ભટકાઈ ગયો શું મેં બારે બારમામાં બરાબર ધ્યાન રાખ્યું હોત ને તો હું અત્યારે ઓસ્ટ્રેલિયા હોત પણ અત્યારે તું જાજરું સાફ કરે છે એનું મુનિષય પલના તું જાજરું સાફ કરે છો એનું હું ભૂતકાળનું પછી શું વાત છે ભાઈ એટલે પછી તો ઘોડો ફૂટી જાય ત્યારે મારા સાહેબ પછી એને લાફો મારવાનો અર્થ જ નથી ઉલટાનો મારા ગાલ ઉપર મારે લાફો મારવો જોઈએ મેં એને તૈયાર ન કર્યો મેં એને તૈયાર ન કર્યો જૈન તો દીકરો ઇન્દ્રનો દીકરો જયંત બૃહસ્પતિના આશ્રમમાં ભણતો હતો ને તેમાં બૃહસ્પતિ ખીજાણા એટલે આને થરત થઈ ગયો હું ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્રનો દીકરો મને એક ભિક્ષુક આવી રીતે હલબલાવે સીધો પપ્પા પાસે ગયો પપ્પા પપ્પા હા મને પેલા માર્યો પણ પણ પપ્પા તમે ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્ર એનો દીકરો હું જયંત એને એક ભિખારી મારે ઇન્દ્ર જે ફેરવીને બે લાફા માર્યા મૂર્ખ ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્ર એનો દીકરો જયંત એવો કેવો કે મારવો પડે દેખો જવાબ એવો દીકરો એનો કેવો કે એને મારવો પડે એને શિક્ષા કરવી પડે તું એવો તે કેવો વાંક ન હોય અને વડે તો અવગુણ આવે પણ સમજે કે ના આ મારા હિતમાં છે ચોથો વાંક ન હોય અને વઢે તોય અવગુણ જ ન આવે આ ચોથો વાંક ન હોય અને વઢે તોય અવગુણ જ ન આવે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મંદિરમાંથી શિગ્રામમાં એટલે બળદગાડામાં એમાં બેસી અને બહાર ગામડે જતા હતા તો એ વખતે કંઈક ચોમાસા જેવું થોડું ઝાપટું કંઈક પડી ગયેલું હોય છે એટલે ત્યારે આમ સામે આમ પણ ગાડીમાં બેસવા ગયા પણ પગ હતા ને એ પગ આમ થોડી માટી બાટી ચડી ગઈ હોય ને ધૂળ રજ બધું ચોટી ગયું હોય બધું એટલે એક સાધુ ભાવવાળા બિચારા સાધુ એ આવીને તરત આમ પોતાની ચાદર લઈને આમ સામે સામીને ગમ્યું નહીં ફેરવીને પાટું માર્યું તો ઉલ્લીને પાંચ હાથ સાધુ ફેંકાઈ ગયો ઊભો થઈને પાછો પાછો ખંખેરવા મળ્યો સ્વામી કે આને શેકાય તમે એમ કહો આને આત્મબુદ્ધિ કહેવાય સ્વામી કે કૂતરાની જેમ હડકાડું છું તોય પાછો આવે છે હવે તમે મને સાધુ સ્વામી વાતો મીંડા કરવા જ્યાં બેઠા બેઠા તમે મને એમ કહો આના ઉપર હું કેમ રાજી ન થાય આની હું જવાબદારી કેમ ન લઉં કે આને મારે ઠેઠ મહારાજ પાસે પહોંચાડવો છે હું કેમ ન બંધાવું એ તમે મને કહો નહીતર આપણને શું થાય સેવા કરીએ એની એમ છતાંય પથ્થર ખાંડે અવગુણ નહીં વઢે અને રાજી થાય તો સમજવાનું કે સાધુઓમાં હેત છે પણ હેત એટલે કેવું કુણ કુણપે ત્રિધાતુ કે સ્વરિહ કલત્રાદિશી ભૌમયજદી હે કુણપે ત્રિધાતુ કે વાત પિત્ત અને કફની આ ગંદી જે શરીરની કોથળી છે આપણું દેહ એમાં જેવું હેત છે મહારાજ કહે જો ભાગવતનું ટાંકે છે ભાગવતનું ટાંકે છે દસમ સ્કંદનું એ આ મળમૂત્રની ભરેલી કોથળી એવો દેહ એમાં જેવું હેત છે એવું હેત સાધુમાં થાય ત્યારે કલ્યાણ થઈ જાય હવે આ દેહમાં કેવું હોય છે આમાં કાંઈ સારું છે તમે ગમે નાકમાં આંગળી નાખો કાનમાં આંગળી નાખો મારું ઊંધું થઈ ગયું નાકમાં નાખો કાનમાં નાખો ગમે ને નાખો કાંઈ સારું છે છતાં આના ઉપર કેટલું હેત રોજ હવારમાં ઉઠીને મળ ધોવડાવે બોલો અને તોય કોઈ દિવસ અભાવ આવ્યો રાતે બે વાગે ઊભો કરે ટાઢિયો તાવ હોય તોય જાજરું જવું પડે તોય કેવો વાલથી આપણે પાણી લઈ કોઈ દી અભાવ આવે મળ ધોવડાવે મળ તોય કોઈ દિવસ અભાવ આવે હારું હાલો હા લબાચો પણ હાલો હાલો હેરાન કરી મૂક્યો ના ના તરત સરસ મજાનો નવડાવવું ન નાવો ને ટાઈટ ચડી જાય નો ના ગરમ ધાબળો ઓડીને હોય જાય હોય જા આવું હેત ઓહો એવું હેત જ્યારે સાધુઓમાં થાય ત્યારે કલ્યાણ થાય મહાદેવભાઈ દેસાઈ એમ કહેતા જોજો સાંભળજો મહાદેવભાઈ દેસાઈ એમ કહેતા કે ગાંધીજીની આત્મકથા વાંચવી સારી ગાંધીજી વિશે વાતો કરવી સારી ગાંધીજી વિશે વાતો સાંભળવી સારી પણ ગાંધીજીની વેળું રહેવું એ તો અસ્ત્રાની ધાર ઉપર રહેવા જેવું છે પણ કામ એમાં થાય છે કોણ લખે છે મહાદેવભાઈ દેસાઈ એમ આપણે મંદિરમાં બેસીને માળા કરવી સારી હમ તીર્થો કરવા સારા દાન કરવા સારા ઉપવાસ કરવા સારા વચનામૃતના પાઠ કરવા સારા પણ સાધુઓની ભેળું રહેવું કઠણ છે અને એમાં જો રોકણી ટોકણી એનો તાપ એનો સહિલ્ય શાસ્ત્રનો સિદ્ધાંત સાંભળજો ભાઈ એ ગુરુજનોનો સાધુજનોનો જે આ તાપ રોષ સહિલ્ય છે એને જિંદગીમાં પછી કોઈ પ્રાયશ્ચિત કરવાના રહેતા જ નથી કોઈ પ્રાયશ્ચિતની જરૂર નહીં પછી બધા એના એના એટલે પુણ્ય પ્રકોપ કહેવામાં આવે છે પાપ બાળી નાખ્યા જન્મ જન્મના પાપ બાળી કોઈ જરૂર નહીં પણ એ તલવારની ધાર પર ચાલવા જેવું હે માળામાં ક્યાં વાંધો ઠાકોરજી કઈ બોલવાના નથી ત્યારે આ બીજા હોય વાવા વાવા કરો તોય કઈ વાંધો આવતો નથી આ જો હા ઘણા હું અમને પ્રશ્નો કરતા હોય છે સ્વામી રોજ પૂજા કરીએ રોજ નીમ બોલીએ રોજ મંદિરે જઈએ રોજ એક વચનાંત વાંચીએ પણ જોઈએ એવો સત્સંગનો કેફ ચડતો નથી જોઈએ એવું ભજનનું બળ આવતું નથી જોઈએ એવું આમ આમ ખુમારી ચડતી નથી જોઈએ એવું આમ સત્સંગમાં આગળ વધાતું નથી જો આ ઘણા પૂછતા હોય છે આવું કેમ કરીએ તો બધું છે પણ હજી આમ જે હોવું જોઈએ આમ એવું થતું નથી એવો બળ ચડતું નથી એવું ભગવાનમાં આમ લગાવ થતો નથી એમ કેમ થાય છે હા ગમે એટલા આ બધા સાધનો કર્યા રાખીએ ને ન થાય જોજો ન થાય મધ્યના ત્રેસઠમાં શ્રીજી મહારાજ કહે છે બળ પામવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનના સાધુ ભક્તોની જે મન કર્મ વચને સેવા કરવી એના જેવો બળ પામવાનો બીજો એક પણ ઉપાય નથી તત્કાળ જીવને બળ મળે છે કોઈ સાધુની સેવા કરો બોલે એવો પહોંચેલા સાધુ સારા સાધુ એની એની દેહની સેવા કરો રૂપિયા મૂકીને ભૈયા જવું નથી હા એની સેવા કરો અને સેવા કેવી અંત્યના ચૌદમાં શ્રીજી મહારાજ કહે છે પરિવારનો જેમ સભ્ય દીકરો માંદો પીડ્યો હોય દોડાદોડી થાય છે હૈયામાં દુઃખ થાય છે ચિંતા થાય છે ખર્ચો થાય છે હે રાતું જગાય છે એમ કોઈ સાધુ ગોઈતો છે એમ કોઈ સાધુમાં જીવ જોડ્યો છે કે ઘરે રાત્રે સૂતા હોય તો પથારીમાંથી ઝબકી જવાય કેલા ઓલા સાધુનું ફળફૂલનું શું થયું છે એને બીજું કામ હશે તો શું થયું છે તમારી વ્યવહારની ક્રિયાઓની સાથે સાથે કાંઈક સાધુઓનું કામ તમે લઈને મંડ્યા છો તત્કાળ બળ મળે તત્કાળ ભગવાનને જવાબદારીપૂર્વક તમારી પ્રાર્થના સાંભળવી પડે આ શાસ્ત્રોના લેખિત પુરાવા છે પણ છે કોઈ કોઈની અરે સાધુ અરે બાપે માર્યા વેર આમ સેવે મહારાજ કે એવી કોઈ વાલી વસ્તુ આવે તો પેલા સંતને આપીને પછી પોતાના ઉપયોગમાં અંત્યનું ચૌદમું બોલે છો આવી જ્યારે સેવા કરે તત્કાળ બળ મળે આંગળી જેવો હોય એમાંથી મોટો વડલા જેવો થઈ જાય અને મધ્યના બાસઠમાં શ્રીજી મહારાજ કીધું કે આવી જે સેવા મળી જેને સાધુઓની બહુ પુણ્યવાળાને મળે છે અને જેને મળી એને તો નિધડક વર્તવું એ તો ભગવાનનો પાર્ષદ થઈ ચૂક્યો નિધડક વર્તવું એને બધા સાધનો સમાપ્ત થઈ ગયા પણ થાય નહીં વડતાલના પાંચમા વચમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે સો ધર્મની કસર એક જન્મમાં ટળી જાય આ ઉકા ખચરની પેઠે જો સેવા કરવાનું વ્યસન પડે તો વિકાર વાસના માત્ર ટળી જાય જોજો આવું છે પણ આપણે તો મોટે ભાગે દર્શન કરવાના અમુક લોકો હોય ને આમ આંગળી ઘાલી ઘાલીને પગે અડે આપણે માળા કરતા હોય ધ્યાન કરતા હોય પણ આ ઘોકાવી ઘોકાઈને પગે લાગે પણ બાકી કોઈ વાંધો નહીં ક્યાંય કામમાં ન આવે ક્યાંય ઉપયોગમાં ન આવે તમારે જરી કામ કામ ચીંધું હોય તો તમને એમ ન થાય કાને કહી અને પગે લાગવામાં એટલે તમે ગમે ત્યાં ધ્યાન કરતા ત્યાં આવીને હળી કરે અને અમુક કથા વાર્તાના શોખીન બસ આવીને બેસી જાય એટલે પછી બેસી જાય બીજું કાંઈ લેવા દેવા નહીં તો સત્સંગ શું ભાઈ કથા સાંભળવી એ ખાલી દર્શન કરી જવાય ના ના તો શ્રીજી મહારાજે કહ્યું છે ત્રણ વસ્તુ હોય તો સત્સંગ શું સાધુઓના દર્શન વગર રહેવાય નહીં એક એની સાથે સાથે એની સેવા વગર રહેવાય નહીં બે ત્રીજું એની વાતો સાંભળ્યા વગર ન રહેવાય આ ત્રણ જ્યારે હોય ત્યારે સમજવાનું સત્સંગ અને શ્રીજી મહારાજ મધ્યના ચોપનમાં કે છે કે એવો સત્સંગે કરીને હું જેવો વશ થાવ છું એકાદશ કંદમાં છે ભાગવતમાં એ મહારાજે મધ્યના ચોપનમાં વચનામૃતમાં વાત કરી છે ન રોધયતી મામ યોગો ન સાંખ્યો ધર્મ એવચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તિ દક્ષિણા સ્વાધ્યાય કરો તપ કરો ઇષ્ટપૂર્ત કર્મ કરો દાન દક્ષિણા આપો યમ નિયમ પાળો વ્રત કરો યોગ્ય યોગ સાધી લો સાંખ્યના નિષ્ણાત થઈ જાઓ પણ ભગવાન કે હું એવો વશ થતો નથી જેવો આ સાધુઓના પ્રસંગથી વશ થઈ જાઉં છું એની સેવા એનું દર્શન એની વાતો વગર આમ રેવાય નહીં જેમ ગાયનું વાછડું ભૂખ્યું થયું હોય અને તલફ્યા કરે એમ રેવાય નહીં તો મહારાજ કે હું એના વશ થઈ જાઉં છું ભગવાન વશ થઈ ગયા પછી શું કહેવાનું હું એનો વશ થઈ જાઉં છું મધ્યના અઠ્યાવીસમાં શ્રીજી મહારાજે કીધું ઓહો સાંભળવા જેવું શ્રીજી મહારાજ કહે ભગવાનના સાધુઓની સેવા કરવી એના જેવું કોઈ રૂડું નથી એનાથી જેવું જીવનું રૂડું થાય છે એવું કોઈ સાધને કરીને થતું નથી ભગવાનના ભક્તના સાધુની સેવા કરવાથી જેવું રૂડું થાય છે એવું કોઈ સાધને કરીને થતું નથી અને ભગવાનના સાધુની ભક્તનો અવગુણ લેવાથી જેવું ભૂંડું થાય છે એવું પણ કોઈ સાધને કરીને થતું નથી માટે શ્રીજી મહારાજ કે સંતો મારો નિશ્ચય શું છે એ હું તમને સંભળાવું મધ્યનો અઠ્યાવીસ એ અમારે તો એટલા માટે જન્મ જન્મથી અમે નિશ્ચય કર્યો છે કે ભગવાનના ભક્તની સાધુની સેવા જ કરવી છે એવો અમે નિશ્ચય કર્યો છે માટે તમારે પણ એવો જ નિશ્ચય રાખો ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું હા મહારાજ અમે એવો જ નિશ્ચય રાખશું મહારાજ પછી શું કહ્યું વેદ ઉપનિષદ શાસ્ત્ર પુરાણ આ બધા જે શાસ્ત્રો કલ્યાણ અર્થે વાત કરે છે એનો સાર છે એ સારનો સાર કાઢીને આ વાત છે મોક્ષને માર્ગે જેટલા ગયા જેટલા જે હાલે છે અને ભવિષ્યમાં હાલ છે એ બધાને માટે શ્રીજી મહારાજ કહે આ વાત છે જીવન દોરી રૂપ છે શું વાત છે શું વાત છે ભાઈ ઓહો એ ભાગવતનો દસમ સ્કંદ ચોરાસીમો અધ્યાય વાંચવા જેવો છો ભાગવતનો દસમ સ્કંદનો ચોરાસીમો અધ્યાય સંત મહિમામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એમાં સંત મહિમા બોલ્યા છે એમાંનો એક તમને શ્લોક કહો અડધો જ કહીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભાઈ ન અહીં નહીં અમ્મયાની તીર્થાની ન દેવા મૃદશિલા મયા તીર્થો ખાલી ગંગાની જેમ જળમય તીર્થો જ નથી માટીને પથ્થરમાંથી બનાવેલી મૂર્તિઓ એ જ ખાલી દેવતા નથી તો મારા સાતપુરુષો સાધુઓ એ સાક્ષાત દેવતા ને સાક્ષાત તીર્થ છે ઓહો સાક્ષાત તીર્થ ને સાક્ષાત દેવતા આ છે પણ આપણે શું થાય હજારોનો ખર્ચો થાય અડસઠ તીર્થ ફરાય ભૂખ્યા મરાય તકલીફ વેઠાય કામ ધંધો ખોટી કરાય બધું થાય પણ આ જીવતું જાગતું તીર્થ આંગણામાં હોય ત્યાં ન પહોંચે બોલો હવે આ અમદાવાદનો વિસ્તાર તો બહુ મોટો નથી ને ઠેડામાં બદ્રિકાશ્રમ જેટલો છે પણ અહીંયા સભામ ન હોય પાછા હારાહારી ભગત કહેવાતા હોય તો આવે નહીં અવાય નહીં તીર્થમાં ગાય ત્યાં જઈને આટા મારી આવે પ્રસાદ જળ લઈ આવે ને આ લે તેલ આવે બધું લઈ આવે આ શાસ્ત્ર શ્રીજી મહારાજ એમ કે છે કે આ જીવતું જાગતું તીર્થ છે અડસઠ તીર્થ આ પર્વતભાઈને ત્યાં રોજ આવે છે ગોપાળાનંદ સ્વામી કે જીવતું જાગતું તીર્થ છે પણ ત્યાં ન જવાય ત્યાં તીર્થની ભાવનાથી પગે ન લગાય ત્યાં દેવતાની ભાવનાથી એને ભાવથી વંદન ન થાય અને તીર્થોમાં દોડાદોડી થાય એ ખોટું નથી કરવું એટલું સારું પણ ખરું તીર્થ આ છે કેમ શું કામ કીધું ભગવાન શ્રી કૃષ્ણ મને આમાં શું છે આ તો ભાઈ સંતોનો મહિમા છે ને હું પાછા એમ રે સાધુ એટલે કદાચ આ કોઈ વીસીડી જોવે ને તો એમ થાય કે આ તો હાલો એ બધાને મહિમા પૂજાઓ છે ને એટલે કહે છે <laughs> આ એટલે આ બધું તરત એમ થાય કે આ બધા સાધુનું છે ને સાધુનું મહિમા કહે છે હું બધું કહીશ તમને હા આમાં કાંઈ નથી અમે કાંઈ તમારે ઘેરે કોઈ આવવાના નથી અને તમે કાંઈ દઈ દો એવાય નથી તો શાસ્ત્રની વાત છે આમાં એકાદ મુમુક્ષને એમ થાય કે મારે કલ્યાણ હું ઊંધે રસ્તે ચડ્યો છું તો કાંક હારો ગોતીને હું એની પાસે પહોંચી જાઉં તો એનું કામ થઈ જાય ઢાકી ઘણા ગાડીઓ આપે તો પેટ્રોલ કાઢીને આપે છે એ શું કરવાના હતા બીજું તીર્થ જીવતું જાગતું તીર્થ છે પણ ઓલો ખર્ચો થાય તકલીફ વેઠાય પણ અહીંયા આંગણે છે ત્યાં તીર્થ ભાવથી દેવતા ભાવથી એની પાસે જવાતું નથી એટલે પછી તરત ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એ કેવો છે આવી તીર્થ બુદ્ધિ આવી પૂજ્ય બુદ્ધિ આવી યજ્ઞ બુદ્ધિ એ જેનામાં નથી આવતી તો ભગવાન શ્રી કૃષ્ણ બોલી નાખ્યું દસમ સ્કંદ ચોરાસી અધ્યાયમાં સૈવ ગો ખરો એ ગધેડો છે ને બળદ છે ગાળ દઈ દીધી એને ગધેડો સમજવો અને બળદિયો સમજવો બીજું કશું જ નહીં જેમ ગધેડો ભટકે છે અને બળદ જેમ ભાર ઉપાડે છે એમ જ બધું ઉપાડે છે બાકી એ સિવાય બીજું કશું નથી સએવ ગો ખરો ચોરાસી અધ્યાય તેરમો શ્લોક દસમ સ્કંદ એ ગધેડો છે ને બળદ છે આટલું સાધુઓના સેવનનો મહિમા છે પરંતુ એનો અભાવ અને અવગુણ આવે એટલે મોક્ષનો દરવાજો બંધ પતી ગયો હવે સમજવાનું છે કે ભાઈ આ બધી સાધુની વાત જે આવી ને અત્યાર સુધી હે એ સાચા સાધુની છે બધી સાચા સાધુની છે આ કોઈ ખોટા સાધુનો મહિમા નથી સાચા સાધુનો મહિમા છે પણ એ સાચા સાધુ ભાગવતમાં કીધા છે ભક્ત ચિંતામણીમાં કીધા છે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધા છે શિક્ષાપત્રીમાં કીધા છે એમાં જોવું એમાં શું કીધું છે સાધુ કોને કહેવાય શ્રીજી મહારાજે છેલ્લે લખ્યું જ છે ને કે ભાઈ આ અમારી શિક્ષાપત્રી પ્રમાણે જે ન વર્તે એ અમારા સંપ્રદાયથી બહાર છે આપણે બહાર કોને ગણીએ ભલે સંપ્રદાયના ધારા ધોરણ પ્રમાણે બધા દીક્ષિત હોય ને શિક્ષિત હોય ને મૂળ સંપ્રદાયની રીતે વર્તતા હોય તો એ આપણા ન કહેવાય આપણી રીતે માપદંડ ગોઠવી દઈએ આ સાધુ કહેવાય ને આ સાધુ ન કહેવાય એ શાસ્ત્ર કહેતું નથી આખો મૂળ સંપ્રદાય છે એ આપણો છે આખો મૂળ સંપ્રદાય બંને દેશનો હા એ આખો સંપ્રદાય આપણો છે એમાં જ્યાં સાચો દેખાય ત્યાં પહોંચી જવું એ આપણું કર્તવ્ય છે સાધુને ઓળખવા એ આપણું કર્તવ્ય છે અને પહોંચી જવું આખા સંપ્રદાયમાં ગમે ત્યાં એ આપણું કર્તવ્ય છે અમદાવાદમાં સર્વનિવાસાનંદ સ્વામી થયા એની પાસે સાઠ જોડી ચરણારવિંદ શ્રીજી મહારાજના હતા અને વીસ સાધુઓનું મંડળ હતું એક દિવસ અયોધ્યા પ્રસાદી મહારાજ પાસે જઈને જો ક્યાં ઠેઠ અયોધ્યા પ્રસાદી મહારાજ પાસે જઈને એ વિષય સાધુઓને સોંપ્યા અને સાઠ જોડી ચરણાબીન બીજી જે કાંઈ પ્રસાદની વસ્તુઓ હતી બધી સોંપી મહારાજ કે હા હા સાધુરામ શું કરો છો બસ મહારાજ રાજી રહ્યો મને વડતાલ જવાની રજા આપો કેમ કોચવા કોઈ ના કોઈએ મને કોચવા નથી બસ મને રાજી થઈને રજા આપો મારે ગોપાળ આનંદ સ્વામીને સેવવા છે મારે ગોપાળાનંદ સ્વામી પાસે રહેવું છે મારે એને સેવા છે મને રાજી થઈને રજા આપો બસ મારા બાપ આ સિવાય મારે બીજું કાંઈ જોતું નથી રાજી ખુશીથી પછી એ વડતાલ ગયા ગોપાળાનંદ સ્વામી રહી પાસે રહ્યા પછી એમણે શું વચનો કહ્યા એ હું નહીં કહું કારણ કે ઘણાને સારું ન લાગે ન લાગે તો ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ને ત્યારે કેટલાય વડતાલના સાધુઓ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી ગયા હતા અમારે હવે ત્યાં રહેવું છે અમારા ગુણાતીત બાપ પાસે રહેવું છે આમાં દેશ વિભાગ આવ્યો કે પછી આપણે ગોઠવી લઈએ કે આ આપણા કહેવાય આ આપણા ન કહેવાય કેમ આ આપણા દેશના ન કહેવાય આ આપણા અંડરમાં ન કહેવાય એટલે આપણા ન કહેવાય ખબર હોય કે આ સારા સાધુ છે સારા ગમે એટલા હોય પણ આપણા ન કહેવાય પછી આપણા હા વંઠેલ હોય તોય આપણા દુરાચારી હોય બટ્ટો લગાડતા હોય એકેય ધર્મ પાળતા ન હોય હા કોઈ કોઈ કોઈ કોઈ એક ધર્મનું લક્ષણ ન હોય પાપનો પહાડ હોય તો એ આપણા કહેવાય એ ભાઈ તમે મન મનાવી લ્યો પણ એનાથી આપણું કલ્યાણ ન થાય એ શાસ્ત્રોનો મત નથી એ તો એને જોવું પડે એમ એવા સાચાને આખા સંપ્રદાયમાં ગોતી એની સાથે જીવ જોડવો અને જોડ્યા પછી શું ધ્યાન રાખવાનું એ પ્રથમનું ત્રેપનમું વચનામૃત કહે છે આપણે ત્રેપનમું વચ્ચે વચ્ચે લઈ જ લીધું છે મોક્ષનું દ્વાર જે બંધ થાય છે ને એમાં ત્રેપનમાંની જ વાત છે પણ હવે થોડુંક ઇન શોર્ટ ત્રેપનમું જે ખાસ થોડું થોડું જાણવા જેવું છે સમય ઘણો થઈ ગયો છે કે મળી જાય એવા સાધુઓ દેખાઈ જાય તો હવે ધ્યાન શું રાખવાનું મુક્તાનંદ સ્વામીએ ત્રેપનમું પ્રથમનું ત્રેપનમું વાત કરી મારા પ્રશ્ન પૂછ્યો મહારાજ આ કોઈક તો સત્સંગમાં દિવસે દિવસે વધતો જાય છે અને કોઈક દિવસે દિવસે ઘટતો જાય છે એનું શું કારણ છે મહારાજ કે સ્વામી જે મોટા પુરુષનો અવગુણ લે છે એ ઘટતો જાય છે ગુણ લે છે એ વધતો જાય છે અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરે બાંધેલી એવી સાધુઓની મર્યાદા રૂપ પંચ વર્તમાન છે એનો કોઈ સાધુ ભંગ કરે ત્યારે એનો અવગુણ લેવો પણ સ્વાભાવિક પ્રકૃતિ જોઈને એનો અવગુણ ન લેવો જો એનો અવગુણ લે તો એ ઘટી જાય છે શું વાતો છે પંચવર્તમાન લોપે એટલે કે સાધુનો ધર્મ મર્યાદા શાસ્ત્ર પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે જે છે એ લોપે તો એનો અવગુણ લેવો એમાં સમજવાનું એ છે શું સમજવાનું છે કે આપણી સ્વાભાવિક વૃત્તિ મનુષ્ય માત્રની છે કે બીજાનો જ દોષ દેખાય બીજાનો જ અવગુણ દેખાય પોતાનો ન દેખાય પોતાનો ક્યારે દેખાય હરી કૃપા જબ હોત હે તબ સૂજત અપના દોષ પોતાને જ્યારે અવગુણ સૂજે ત્યારે સમજવાનું હવે ભગવાને કૃપા કરી છે હવે કોઈક સાધુએ કૃપા કરી છે કે હવે મને મારા દોષ દેખાય છે બાકી કોઈ માણસ જલ્દી નીકળે નહીં કબીર સાહેબે કીધું કે સાત પીઠ ખંડ ફરી આવો પૃથ્વીના પણ જેને બીજાના અવગુણ ન દેખાતો એવો માણસ વિરલો મળે આંખો આમ છે ને ઓપન ડોર આમ થાય છે બીજાના જ દેખાય બીજાનો ચાંદલો ભૂસાઈ ગયો હોય તો તરત દેખાય લાંબો થઈ ગયો તરત દેખાય આપણો દેખાય ના દેખાય એટલે સ્વાભાવિક આપણી વૃત્તિ છે બીજાનો સતત અવગુણ જોવો અવગુણ દેખાવો આ વૃત્તિ છે સ્વાભાવિક જ પેલી નહીં ઊંટની દલપતરામે કવિત લખ્યું ઊંટ ઊભું ઊભું ફરિયાદ કરતું હતું ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ઊંટ ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે લે ઊંટ્યું બગલાની ડોક વાકી પોપટની ચાંચ વાકી પૂછડા કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે વારણની સૂંઢ વાકી વારણ હાથી વારણની સૂંઢ વાકી વાઘના છે નખ વાંકા ભેંસને તે શીર શિંગડાનો ભાર છે સાંભળી શિયાળ બોલ્યું દાખીએ દલપત રામ અન્યનું તો એક વાંકું પણ આપના અઢાર છે બીજાનો જ દોષ દેખાય એ વઢવાણ છે ને વઢવાણમાં ભાણજી મહેતા થઈ ગયા નામ સાંભળ્યું છે શ્રીજી મહારાજ વખતે ભાણજી મહેતા થઈ ગયા તે એક ડોસી એના ઘરના ઓટલે બેઠી બનેલી ઘટના કહું છું ઓટલે બેઠી બેઠી ભાણજી મહેતાને આવડી આવડી ગાળો દી ભાણજી મહેતાને આવડી આવડી આવે કાનમાંથી વેજ વેજના કીડા પડે એવડી એવડી ગાળી આમ ત્યાં એક જણો નીકળ્યો એટલે એને ગાળ્યો સાંભળીને એટલે એને કીધું કે માજી આ ભાણજી મહેતાને કાં ગાળ્યું દો તમારું એણે હું બગાડ્યું તો મારું તો કાંઈ બગાડ્યું નથી તો હું કામ ભાણજી મહેતાને ગાડ્યું દો છો સાંભળજો તો તમે ભાણજી મહેતાને ગાળ્યું હું કામ દો છો તો કે આખું ગામ ગાડ્યું દે છે મને એમ થયું હાયલ હું ઘડીક દઉં સાવ બનેલી વાત છે આ બોલો આવું નથી આવું છે સ્વાભાવિક પ્રકૃતિ છે બધા આખું ગામ કહે છે એટલે અમે કહીશું આખું ગામ આમ બોલે છે એટલે આવું કહી છે ઓલ્યો એમ કહેતો તો અમે કહી છે એ રોજ રોજ જે ક્ષણ ક્ષણમાં બધાના અવગુણ જોવાની જે વૃત્તિ છે ને એનાથી આપણો અધ્યાત્મનો હોથ વળી જાય છે હોથ એટલે હોથ પછી તમે ભલે ગમે એટલું ચાંદ્રાયણ કરતા હો હોથ વળી જાય છે સતત બીજાનો જે અવગુણ જોઈએ છે ને અને એમાં હવે તો હરિભક્તો એવા પાવરધા થઈ ગયા છે ને રોજ સાધુનો અવગુણ જ જોવાનો અવગુણ નીત ઉઠીને પેલી પૂજા સાધુની આ અવગુણથી કરવાની અને પછી શ્રીજી મહારાજ પાસે પછી કાલાવાલા કરે તમે મારા થયા હું તમારો થયો એટલે રોજ જે આ હોથ વળે છે ને અવગુણ જોઈ જોઈને એટલે સંકોચ માટે આ કીધું છે કે તમને રેવાતું નથી ને તો પંચવ્રતમાં લોપે ત્યારે લેજો હા બાકી ન લેતા જેમ ઓલી યજ્ઞમાં તમે રોજ હિંસા કરો છો ને રોજ જીવડા મારી મારીને કેટલું પાપ કરો છો ચાલો યજ્ઞમાં કરજો સંકોચ માટે છે રોજ મારી મારીને પાપ ભરો છો ને તો યજ્ઞ થાય તેથી કરજો એ વર્ષે દસ વર્ષે જિંદગીમાં એકવાર ક્યારેક આવે તો ત્યારે તમે જીવ હિંસા કરજો એ સારું તો નથી જ એ તામસી કર્મ છે હિંસક છે પાપ ભોગવવું પડે છે પણ તમે રહી જ નથી શકતા તો તમે લ્યો પણ ક્યારે પંચવર્તમાન લોપે ત્યારે લેજો એ ભોગવવું તો પડશે અવગુણ લીધો હોય ભલે એ દુરાચારી હોય પાપાચારી હોય હલકો હોય હાવ હોય હા નપાવટ હોય અધમ હોય પણ હિંસક યજ્ઞ છે એ રાજસી તામસી છે સાત્વિકી યજ્ઞ નથી સાત્વિકીમાં તો કોઈની કાંઈ ન હોય પણ તમે રહી નથી શકતા તો પંચવર્તમાન લોપે ત્યારે લેજો બીજું કહેવાનું શું છે કે પંચવર્તમાન લોપે એનો અવગુણ લેજો એમ કહીને કે એટલે તમે અવગુણ લેશો ને એટલે એવા લોપનારા છે ને એનાથી તમે છેટા પડશો એને સાથ નહીં દો એનો પક્ષ નહીં તાણો એને ટેકો નહીં દો એનું પોષણ નહીં કરો એટલે સત્સંગ બગડતો અટકશે અને તમને શું જાવી સંત કોને કહેવાય ને અસંત કોને કહેવાય એટલે તમે અસંતને છોડીને કોઈ સાચા સંતને ખોળવા જશો એથી સત્સંગનું પણ રૂડું થશે અને તમારું પણ રૂડું થશે પણ ઓળખવાના છે અવગુણ લેવાનો નથી ઓળખી લેવાના ઓળખવું અવગુણ લેવામાં બહુ ભેદ છે ઓળખવું આ ભીંડો કહેવાય આ કારેલું કહેવાય એ ઓળખાણ છે પણ અવગુણ ન લેવાય સારાનો નહીં ને ઓલાનો નહીં ઓળખાણ જરૂરી છે આને સાંભળો છો ને ધ્યાનથી આને પાણી કહેવાય ને આને મૂતર કહેવાય આ ઓળખાણ હોવી જોઈએ બસ હ પાણીમાં રસોઈ થાય મૂતરમાં ન થાય અને કોઈ એમ કે મારે તો બધા સાધુ હરખા એટલે પાણી હરખું મૂતરે હરખું મૂતર એટલે એકે ધર્મ પાળતો નથી સાધુનો કોઈ આચાર નથી નથી ધર્મ નથી વૈરા નથી ભક્તિ નથી કાંઈ સ્ત્રીને ધનની અંદર પાપમાં ડૂબ્યો છે એ મૂત્ર જેવો છે હા પણ ઓળખી લીધાનો એ મૂત્ર છે અને આ પાણી છે વચનાવર્તમાં એકવાર મહારાજ એવું કહી દીધું કે જે એમ કે બધા સાધુ હરખા મહારાજ કે એને તો વિમુખ જાણો એને તો ગબરગંડ જાણો એને ખબર જ ક્યાં છે સાધુ કોણ કહેવાય પાણીને મૂત્ર બે હરખા ગણે એને માણસ કહેવાય તો એ પાણીમાં ખીચડી કરે મૂત્રમાં કરે અને મૂત્રમાં ખીચડી કરે એ સારો કહેવાય એમ આવા જે સાધુઓ છે એને ઓળખે નહીં એ મૂત્ર જેવા છે એમાં કલ્યાણનું ખીચડું પકાવવા જાય એને તો શાસ્ત્રો કે અધમ જાણવો એને તો મૂર્ખ જાણવો અધમ જાણવો મૂત્રમાં કલ્યાણ પકાવવા બેઠો છે એ પાકતું છે એક સાંભળી લ્યો અને તેના બારમા વચનામૃતમાં શ્રીજી મહારાજ કીધું કે મોટા સાધુનો અવગુણ લે તેને એને હડકવા હાલો જાણવા એટલે જેને હડકવા હાલે ને એનું આજે ટ્રીટમેન્ટ નથી એકવાર હડકવા ઉપડી ગયો પછી પતી ગયો સીતારામ બીજે ત્રીજે દિવસે મરી જ જાય એની કોઈ દવા નથી ત્રણ દિવસમાં ફેસલો આવી જાય એવું દ્રષ્ટાંત આપ્યું લ્યો મોટાનો અવગુણ આવ્યો સારા સાધુનો અવગુણ આવ્યો એટલે હડકવાયેલો જાણવો એ તો મર્યો જ સમજો એટલે એનો તો લેવાનો જ નથી પણ આ વાત આપણે એ કરીએ છીએ જે હાવ અધમ છે મૂત્ર જેવા છે એ નોય અવગુણ લેવાનો નથી ના લેવાય મરી જવાય ઓળખી રાખવાનું આ મૂત્ર છે પણ ઘણા શું કરે છે અમે સાધુને ઓળખીને એ કોઈ ન ઓળખે એમ કરીને શું કરે મૂતરને ઓળખીને મૂકી દેવાનું પણ આંગળી બોલીને ચખાય નહીં એટલે આ મોટા ભાગના આજે બહુ એવા ઓવર હરિભક્તો હોય છે ને એ ઓવર સાધુઓ પણ એવા હોય છે જાડા લુગડાવાળા તે બધા એ પાછા શું આ કરતા અમે ઓળખ્યો એમ કરીને રોજ ચાખે પાછું હમ આને મૂતર કહેવાય જોયું હું તરત ઓળખી જાઉં આને મૂતર કહેવાય ખારું હોય આવું હોય પીળું હોય આવું હોય તેવું હોય આમ જો ટેસ્ટ આવો હોય આ મૂતર કહેવાય હમ આને મૂત્ર જોઈ જોઈને મને તરત ખબર પડી ગઈ જોયું હું તરત ઓળખી જવાનું સાધુ ન કહેવાય તરત ઓળખી જાઉં આ સમજણ છે ઘણા ચાખતા નથી ઘૂંટડે ઘૂંટડે પીએ છે ગંગાજળ મૂકીને મૂત્ર પીએ છે ઘણા એની જ કથા એનો જ આલોચ એની જ વાતું કોક બેઠા પાંચ જણા બે જણા એટલે તમારે એ કોકને ઉપાડ્યો જ હોય ઉપાડ્યો એટલે હારામ હારો ઉપાડ્યો હોય આ મૂત્ર પીએ છે ગંગાજળ મૂકીને મૂત્ર પીએ છે ઉપાડ્યો જ હોય આવું મૂતર જે અવગુણનું પીએ ને એની જ કથા ને એની જ વાર્તા અમે બીજાને ઓળખાવા માટે કરીએ છીએ ઓળખાવા માટે ધંધા જુદા હોય એને કહેવાય કે ભાઈ આ ઠીક નથી આવું છે એની જ કથા વાર્તા એનું જ આખો દી એના જ ષડયંત્રો એના માટે પૈસા ખર્ચવાના એના માટે પેમ્પલેટો છપાવીને ઘરે ઘરે મોકલવા આ મૂતર ચૂથે છે મૂતર એ ભલે ને ગમે એટલા સારા સાધુ કહેવાતા હોય શ્રીજી મહારાજે કહ્યું છે કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશ ન કરવી ઘર હોય ત્યાં કંઈક બન્યું હોય મૂતર ચૂથે છે અને પરિણામ જોજો ભાઈ હવે બહુ મજાની વાત છે તમને ગમે છે નહીં તમે હા પાડો ગમતું હોય તો કહું ગમે છે બનેલી તમને ઘટના કહું મને હજી સુધી આ સમજાતું નહોતું પણ આ મને તમારો પ્રતાપ છે મારે તમને વાત કરી હોય ને ત્યારે બધું આમ કરું ને એટલે મને જે એક રિયલ પ્રસંગ મળ્યો હલી ગયો સાહેબ હું હલી ગયો ઓહો હો હો હો મેં કીધું હે મારા વાલા એવી હવે સદબુદ્ધિ દેજે કે કોઈના અવગુણ જ ન આવે રિયલ ઘટના કહું તમે રમણ મહર્ષિ પાસે એક બ્રાહ્મણ આવ્યો એના જીવન ચરિત્રમાં તમે ખોલશો ને મળશે રિયલ ઘટના મને અત્યાર સુધી સમજાતું નહોતું આ સમજાઈ ગયું રમણ મહર્ષિ પાસે એક બ્રાહ્મણ આવ્યો રોયો રમણ મહર્ષિ કે બેટા શાંત હો જા બાપજી હું શાંત કેમ રહું કેમ હું બ્રાહ્મણ મારું કુળ ઊંચું મારું ખાનદાન કુટુંબ મારો બાપ કેવો મારા દાદા કેવા મારા દાદા તો ગુજરી ગયા છે પણ બાપજી ને પરસ્ત્રી સાથે એવા કુકર્મો કર્યા છે એવા કુકર્મો કર્યા છે હું કેમ શાંત થાઉં એ પરસ્ત્રીઓના કુકર્મોના દુરાચારના આ વહેવારોથી બાપજી મારા રાતના સપનામાં મારો ગુજરી ગયેલો દાદા રોજ આવીને જાણે અગ્નિની ઝાળ એના આંખોમાંથી ફેંકે છે ફટરે ફટ મારા કુળનો થઈને તે આ શું કર્યું તે આ શું કર્યું મારું હું ઉડી જાય છે બાપજી ઊંઘ ઉડી જાય મારા દાદા મને આ રોજ સપનામાં ઊંઘ આવી નથી ને આવ્યો નથી દાદો ઊંઘ આવી નથી ને દાદો આવ્યા નથી હું ઊંઘી શકતો નથી એટલું તો નહીં બાપજી પણ મારું આપત્તિઓ પતન એનો કોઈ હિસાબ નથી મારો દીકરો મરી ગયો છે મારી મારી વેદના તમે નહીં કલ્પી શકો એટલા હું દુઃખ ભોગવું છું હવે બાબા મને તમે છોડાવવામાંથી એને ઘણું કીધું રમણ મહર્ષિ કે બેટા શાંત હો જાઓ છૂટવાનો બહુ સાદો સીધો સરળ રસ્તો હું તને બતાવું છું અરે પણ બાપજી શું મેં શું વ્રત કર્યા છે મેં ચાંદ્રાયણ કર્યા છે ઓહો મેં ગાયને જવ ખવડાવી એના છાણમાં નીકળેલા જવ ખાઈ ખાઈને કાઢ્યું છે અને ગાયત્રીના જપ કર્યા છે તોય મારો દાદો મને છોડતો નથી અને મારા દુઃખ મને છોડતા નથી મને રસ્તો બતાવો મને થાય છે કે હું આત્મત્યાગ કરીને મરી જાઉં નહીં નહીં નહીં નહીં નહીં બેટા મરાય નહીં તને હું છોડી દઉં તો પાછું આપજો મને કંઈ ઈલાજ બતાવો ઈલાજ બતાવો તમારા પરિવારમાં કેટલા સભ્યો છો હું છું મારો દીકરો તો મરી ગયો મારી એક દીકરી છે અને એક મારી ઘરવાળી છે દીકરીના લગ્ન થઈ ગયા છે કે ના એ બાપજી એની કથા ઉખેડવામાં આવી નથી લગ્ન થતા જુવાન છે એમ જુવાન છે લગ્ન નથી થતા ના એક કામ કર છૂટકો ત્રણ મહિનામાં છૂટકો એમ હા તારી જુવાન દીકરીને લઈને તું રોજ ગામના તને ઓળખે નહીં ને એવા બધા પરા વિસ્તારમાં તું ભિક્ષા માગવા જા સાંભળજો એ પરા વિસ્તારોમાં તું ભિક્ષા માગવા જા બસ રોજ ભિક્ષા માગવા જા અને તારું કામ પતી જશે બાપજી મારી દીકરીને વેળી લઈને હું ભિક્ષા માગવા જાઉં એનાથી મારું આ દરદ ડળે એવું નથી બાપજી તમે ગંભીરતા લીધી નથી ના મેં તારી ગંભીરતા લઈને જ કર્યું છે તારી જુવાન દીકરીને લઈને તું અજાણ્યા પરાઓમાં બસ સવાર સાત દિવસે રેટકા કર અને ભિક્ષા માગ્યા કર જા બેટા ત્રણ મહિનાની અંદર તારો દાદો આશીર્વાદ વરસાવશે અને તું બધી આપત્તિઓથી મુક્ત થઈ જઈશ તારો દાદો તને સ્વપ્નમાં કે છે પછી તો માનીશ ને મારું વચન ન આવે તો હા ભલે પણ બાપજી આનાથી કેમ થાય તો કે જો તું તારી જુવાન દીકરીને લઈને એ પરાઓમાં ફરીશ ને એટલે લોકો તારી નિંદા કરશે આવડો ઉંમર લાયક આવડી છોકરી કોકની ઉપાડી અને આટલો હલકો બ્રાહ્મણ થઈને ત્રિપુણ ટાળીને આવી કોકની જુવાન બૈરાઓને લઈને હારે જોવો તો ખરા જોવો તો ખરા એ એ બધા લોકો તારી પછી બાજુના ગામમાં જાજે બધે જાજે અને લોકો તારી એટલી અવગુણ એટલી નિંદા એટલી કુચેષ્ટા તારા પ્રત્યે કરશે સહન કરજે જોજો ભાઈ ત્રણ મહિના થશે ને એટલે તારું જે બધું પાપ છે ને એ બધું તારી ખણખોદ કરનારા વયું જાય છે ને તું ચોખ્ખો થઈ જશે અને એવું જ થયું ત્રણ મહિના સુધી આ જ્યાં ફર્યો પણ બધા લોકો પછી તો એ નીકળે ત્યાં સીટીયું મારે ગાળો બોલે બ્રાહ્મણ દીકરો કોકની ઉપાડી કોની ઉપાડી હે છોડી તું કહે છે આ કોણ છે ન બોલવાનું બોલી બોલી બોલીને કાનમાં કીડા પડે એવું બોલ્યા પણ ત્રણ મહિના કર્યું બધા જ પાપ શાંત થઈ ગયા બધા વૈયા ગયા કોની પાસે ગયા આ જે બધા અવગુણ લઈ લઈને ખણખોદ કરતા ને રાત દી બધા એને ગયા અને ત્રણ મહિને રીતસર એનો દાદો દેખાતો હતો પણ ત્રણ મહિના જેવા થયા હતા દાદો પ્રસન્ન મુદ્રામાં બેટા તારો હવે બધા પાપ ગયા છે હો તારા બધાએ પાપ ગયા છે હો તારા બધાએ પાપ ગયા છો જો સારું સારું દાદો અદૃશ્ય થઈ ગયો આવીને રમણ મહર્ષિના પગમાં પડ્યો બાપજી આ તો કે હા પર નિંદાનો આ આ આ ફળ છે મને સમજાતું નહોતું કબીર સાહેબે લખેલું ને નિંદક નિગેરે રાખીએ આંગન કૂટી છવાય બિન પાણી બિન સાબુના નિર્મલ કરે સુહાય એ નિંદક હોય ને આપણો અવગુણ ગાતો હોય ને એનો પોતાને પોતાને ખર્ચે બાજુમાં ઝૂંપડું બંધાઈ દેવું કબીર કે એ રોજ આપણને આપણે આપણે આપણે ખણખોજ કરે ને એટલે શું થાય પાણી નહીં સાબુ નહીં એમને આપણને સાવ ચોખ્ખ નાખે આ મને આ કબીરનું આ સમજાતું નહોતું કે આવું હશે પણ જો આ રમણ મહર્ષિના જીવનનો રિયલ બનેલો બનાવ કહો એટલે આપણે કોઈ ભલે હલકામ હલકો હોય એનું તમે અવગુણ આપણે લઈએ એ જે પાપ કરે આપણને ચોંટ આપણે વચનાત્મા વાંચીએ છીએ ને કે ભાઈ અવગુણ લઈ દોષ આપણામાં આવે પણ એમ સમજાતું નહોતું પૂરેપૂરું પણ આ રિયલ ઘટના વાંચી થઈ ગયું કે ના વાત સાવ સાચી છે સાવ એટલે સાવ બીજાના અવગુણ લઈ આપણામાં આવે એનું એ પાપ એ કરે દોષ આપ્યા ખાય ભીમ ને જાડે શકુની જાય વળ શકુની લે બોલો અને આ બીજા આખે નાખે એમને કાચા ચેણા ચાવી જાય ને ઓલો રાતે ભાંભડા મારતો ઉઠે એ દ્રષ્ટાંત એ છે ને એ આ જ છે પાપ બધું ભીમ કરે ને ફળ કોણ ભોગવે શકુની ભોગવે કારણ કે શકુની કોઈ જંપ લેતો નહોતો ઓલો તો આવો છે ને ઓલો તો આવો છે ને પાંડવો આવા છે એટલે એ આ વાત છે બાકી ત્યાં કઈ પાઇપલાઇન નહોતી જોડી આ સાવ સાચી ઘટના છે એટલે મારે ને તમારે જો ચોખ્ખું થવું હોય ને પાપમાંથી છૂટવું હોય તો જે જેવો હોય સાવ મળદ્વાર જેવો હોય ને તો એની એ પાસે રહેવા દે ના એટલે શ્રીજી મહારાજે હવે તમને લાગે છે કોઈનું લેવાય આપણે જે બધા આગેવાન હરિભક્તો હોય ને સમજો કલ્યાણ માટે એટલા માટે કોઈ સ્થાન બંધાતા નથી તમે ભેળા થઈને તમે ખણખોજ કરો હા ન સમજાતું જ પૂછવું જોઈએ પણ કોઈનો લેવાય જ નહીં ઓળખી લેવાનું શ્રીજી મહારાજે પ્રથમના ચોવીસમાં વચનામૃતમાં કીધું કે કોઈ એવો હોય સત્સંગમાં યોગ્ય ન હોય ઘટે એવો ન હોય સાવ વિપરીત હોય સત્સંગમાં રહેતો હોય તોય મહારાજ કે એનો ગુણ જોવો પૂર્વે કે આ જન્મે કાંઈક સત્કર્મ હશે નહીતર સત્સંગમાં કેમ રહી છે પ્રથમનું ચોવીસમાં કીધું પણ અવગુણ તો લેવો જ નહીં એમ મહારાજે કીધું છે અવગુણ તો લેવો જ નહીં એટલે શું કીધું કે ગમે તેવો હલકો હોય ને એમાં એના ગુણ વિચારવા તો આ આ બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ પણ માણસ કે કોઈ પણ પદાર્થ જળ ચેતન એવું નથી કે જેમાં કાંઈ ગુણ ન હોય તમે તપસ્વી હો તો એ કદાચ તપ નહીં કરતો હોય તમે બહુ સેવાભાવી હોય તો એ કદાચ સેવા નહીં કરતો હોય પણ બીજા કેટલા ગુણ છે જે આપણામાં હશે જ નહીં અને કોઈ કોઈ લગભગ દરેક એકાદ બે એવા ગુણ હોય છે એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે સ્પેશિયાલિટી હોય છે ત્યારે આપણને એમ થાય ખાલો આવું શ્રીજી મહારાજ કે કોઈ કામી પુરુષને ઝાર પુરુષને અમે જોઈએ ત્યારે એમ થાય છે કે ઓહો આવું એને પરસ્ત્રીમાં હેત છે આપણને આવું ભવનમાં હોય તો કેવું સારું લ્યો એમાંથી ગુણ લીધો દત્તાત્રેય વેશ્યામાંથી લીધો મારી આખી રાત જાગે તો થાકતી નથી આપણે આવા ભગવાન માટે જાગતા હોય તો ગુણનો વિચાર કરો એનામાં કેટલા બીજા ગુણ કેટલા છે મારા માટે એણે શું કર્યું છે સત્સંગ માટે એણે શું કર્યું છે અરે આટલા વર્ષોની લાઈફમાં એણે શું શું સારું સારું કર્યું છે એનો વિચાર કરવો પણ ભાણજી મહેતાની જેમ તમારું કંઈ બગાડ્યું છે તો અમારું તો કંઈ નથી બગાડ્યું પણ આખું ગામ કહે છે એટલે મેં કહ્યું છે આ સિવાય બીજું નહીં અને બગાડ્યું હોય તોય એ આપણે આગળ ચાર પ્રકારની એમાં ચર્ચા કરી લીધી છે એના ગુણ વિચાર આટલી લાઈફમાં એણે કરેલા સત્કર્મોનો વિચાર કરો જરૂર મળી આવે જે આપણે ન કરી શક્યા હોઈએ જરૂર મળી આવે જરૂર મળી આવે એટલે ગુણ લે એટલે અવગુણ ટળી જાય આ આ જોવું જોઈએ પણ શ્રીજી મહારાજ પ્રથમના એકત્રીસમાં વચનામૃતમાં કીધું કે શિશુપાલ વૃત્તિ હોય તો એને ગુણ દેખાય જ નહીં એ તો શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેતો કે એને વાસડો માર્યો અને જન્મતા વે તેણે એક સ્ત્રી મારી પૂતનાને મારીને એને સ્ત્રી મારી જન્મો નહીં ત્યાં જન્મો ત્યાં છ છ દિવસમાંથી એને પૂતનાને મારી નાખી એને વાછડો માર્યો વત્સાસુર માર્યો ને વાછડો માર્યો બકાસુર માર્યો તો બગલો માર્યો સારું હોય એ પણ જેને નબળું દેખાય એની શિશુપાલ વૃત્તિ છે ગમે એટલું વિચારો ગમે એટલું કયો તો એને એનો ગુણ દેખાય જ નહીં શિશુપાલ છે અસુર છે ફળ જોઈજો હો એ પ્રથમના મને જો આ બીજું નહોતું સમજાતું આજે હું આગળ કહીશ નહીં મારા દીવા જેવું મને સમજાઈ ગયું એના હા સાચી વાત છે પાંત્રીસમો વચનામૃત ઉપર તો હું બોલી ગયો છું ત્યારે મને આટલું ન સમજાણું અત્યારે સમજાઈ ગયું શ્રીજી મહારાજે એમાં કીધું કે એ આવી રીતે જે અવગુણ લેવાવાળો છે એ મરીને શિવનો ગણ થાય છે પણ ભગવાનના ધામમાં તો જાતો જ હતો મધ્યના છેતાલીસમાં વચનામૃત પણ કીધું છે કે એ અવગુણ લેનારો અક્ષરધામમાં તો જાતો જ નથી તો ક્યાં જાય છે કૈલાસમાં જાય છે પછી મેં ઘણા એવા ચરિત્રો વાંચ્યા તો મારા એ અક્ષરધામમાં નથી ગયા એ કૈલાસમાં બેઠા કારણ કે અસુર છે ને એટલે શિવજી અસુરોને સાચવે છે એ વ્યવસ્થા જ છે કારણ કે તામસી છે ને એટલે તામસી શિવ પાસે પોતાને સાચવે છે ગરીબ અહીંયા અક્ષરધામના કંઠા પહેર્યા હોય અક્ષરધામ માટે વાતું કરી હોય પણ અવગુણની દ્રષ્ટિ હોય એ તમારે ત્રાંબાના પત્રામાં લખી લેવાનું અક્ષરધામને પામતો જ નથી તામસ થયો હિંસક યજ્ઞ કર્યો કૈલાસમાં જાય ક્યારે છૂટે એ તમારી રીતે તમારે ગોતી લેવાનું આટલો દ્રોહ અને અપરાધ છે ત્યાં તો ન જાય ત્યાં સાત્વિક થયા વગર કેમ જાય આ તો આસુરી ભક્તિ કરે છે ભલે મારા કરે છે પણ ભક્તિ કેવી છે એટલે મહારાજ કે બહુ એવું હોય તો દૈતનો રાજા થાય પણ એ સિવાય તો બીજે જાય જ નહીં વેર ભાવે પછી ભજન કરે પણ અક્ષરધામને તો પામે જ નહીં અને એકવાર આ લીટું આમ પડી ગયો પછી મહારાજ કે અસુર મટીને ક્યારે દેવી થતો નથી સાવધાન એકવાર અસુરી થઈ ગયો પછી મહારાજ કે એ અસુર મટીને દેવી થતો નથી પછી સિંગડીઓ વચનામનું દ્રષ્ટાંત દીધું છે વચનામૃતમાં કે થાળમાં ધરાવો તો એના ગુણ બદલે નહીં એ ઝેરી જ રહીએ પછી ન બદલે પડી પટોળે ભાત કૈલાસમાં જાય અક્ષરધામને એને છેટું પડી ગયું પણ આ તો જેના પૂર્વના ને કાંઈક એવા સત્કર્મ હોય તો સમજાય બાકી તો આ વાત સમજાય નહીં અક્ષરધામમાં ન જાય અને અવગુણ છે ને એ કાંઈ અવગુણ હોય તો જ આવે પંચવર્તમાન લોપ્યા હોય એના જ આવે આજે સત્સંગમાં એવું છે ઉલટાના પંચવર્તમાન પાળતા હોય ને એ ખબર હોય કે ના તો આમ પંચવર્તન આમ તો કાંઈ સારું એટલે ખરાબ નથી પંચવર્તમાન બધા બરાબર આવે તો શું વાંધો છે તોય અવગુણ આવે શિશુપાલ વૃત્તિ છે ને એટલે તોય અવગુણ આવે કેટલાય એવા હરિભક્તો છે આપણે હું કેટલાને ઓળખું છું અને કોઈ દી સાધુ મેળ જ નથી આવતો મેળ જ ન આવે અને ગમે એટલું અમારે છે મેમનગરમાં હોય ને કથા તે પાછળ બેઠા બેઠા કોઈ પણ વાતું કરતા હોય ને એમાંથી ખણખોદ જ કરતા હોય બેઠા બેઠા મને દયા આવે આ શું કરે છે આ અને ન ગમતું હોય તેને ઘેરે બેસતા હોય તો અકલ્યાણ તો ન થાય પાછા બેહે ખરા અને વાતે વાતે અવળું લે વાતે વાતે વાતે વાતે અવળું લે એટલે આ ભલા માણસ તમે શું કરવાના આ ધંધો કામ મારું કે તમારું કે આ સાધુનું કોઈનું બગડતું નથી પણ તમે અક્ષરધામના માટે લીટા શું કામ મારી દો છો અને એવો કયો સાધુ છે કે તમારા કલ્યાણમાં કોઈ આડો આવ્યો હોય એવો તમે જેને સાંભળો છો કે તમે જેની પાસે બેસો છો તો તમને શું વાંધો છે પણ આ અમારા ન કહેવાય આ અમારા કહેવાય આ ઓલા કહેવાય આ તો બહાર કહેવાય આ તો અંડર કહેવાય આ તો આવા કહેવાય અમારા સાધુ એક ટાઈમ જમે આ સાધુ બે ટાઈમ જમે અમારા સાધુ આવા લુગડા પહેરે આ સાધુ આવું રાખે અમારા સાધુ પતર રાખે અમારા સાધુ કાંઈ ન રાખે અમારા સાધુ પાણી લે આ સાધુ પાણી ન લે આવા આવા હિસાબ મારા તારા પક્ષા પક્ષે અવગુણ આવે પક્ષાપક્ષીથી આવે પૂર્વગ્રહથી આવે રાગદ્વેષથી આવે ઈર્ષાથી આવે માનથી આવે લોભથી આવે ક્રોધથી આવે વિષયોમાં ભોગ હોય નડે તો આવે કોઈક પાતો પોતાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય સ્થાપિત હિતો હોય એમાં કોઈ અવરોધતું હોય તો અવગુણ આવે પોતાને જેના માયના હોય એને ન માનતા હોય એટલે અવગુણ આવે પોતાના જેને માયના હોય એને વખાણે નહીં તો આવે હા ઘણી ઘણી રીતે અવગુણ આવે સો વાતની એક વાત અવગુણ મૂકીને ગુણનું સેવન કરવું અને જે દીએ થાય ઘણા લોકો કહેતા હોય છે કે ભજન સફળ નથી થતું ભજન બહુ કરે સફળ ન થાય કરોડોની સંખ્યામાં મંત્ર લખી નાખે કરોડોના આમલ હિસાબ કરી નાખે ભજન સફળ ન થાય કેમ શાસ્ત્રમાં કીધું છે કે તમે ગમે તેટલું ભજન કરો પણ બીજાને તમે ખરાબ કયો છો ભૂંડા કયો છો તમારું ભજન સફળ ન થાય ભક્તિ આસુરી થઈ ગઈ ગીતામાં કહ્યું જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ યો ન કાંક્ષતિ કોને સાધુ ગણવો આવા પતર આવા લુગડા એ નહીં તો જે કોઈનો દ્વેષ કરતો નથી અને જે કંઈ આકાંક્ષા રાખતો નથી હવે આપણે છે ને આ જોઈ લેવાનું સારા હરિભગત કહેવાતા હોય એને અને સારા સાધુ કહેવાતા હોય એને દ્વેષ છે પતી ગયું દ્વેષ હોય એનો કોઈ ઈલાજ નહીં જેલસીના કોઈ સમાધાન ન હોય કોઈ સમાધાન આકાંક્ષા કંઈક હોય અવગુણ આવે ગુણ દ્રષ્ટિ કેવી મૂર્તિમાન ગુણ ગુણ જોવે મૂર્તિમાન જોયું છે આપણા નારાયણ ભગત મૂર્તિમાન ગુણ દેખનારી મૂર્તિ છે ઉસકે નામ પર તાલ્યા મૂર્તિમાન તો કોઈનો અવગુણ ન દેખાય નાનામાં નાના સાધુ હોય તો આમ પગે લાગી જાય હવે ક્યાં એ વયોવૃદ્ધ મૂર્તિ અખંડ સપનામાં નીલકંઠ વર્ણી સાથે વિચાર કરતા હોય મને બોલાવે મને કે સ્વામી અહીંયા આવો આજ તો આવું સપનું આવ્યું હમણાં બે દિવસ પહેલાં મને બોલાવ્યો મને કે આજ તો હું ઝૂંપડામાં બેઠો હતો નીલકંઠ વર્ણી સડ સડ સડ સડ સડ આમ નીકળ્યા હેવા ઉતાવળા મને થયું કે આ બધા હરિભક્તોના તેને દર્શન થાય એટલે જગાડવા જાઉં ગયો ત્યાં તો વૈયા ગયા સપનામાં જાગતા જે ભગવાનની સાથે રમતા હોય ક્યારે થાય આવું એકવાર કેટલા વર્ષો થઈ ગયા લગભગ શાકોત્સવ હતો પછી બાજરાના રોટલા રીંગણાનું શાક એ ઓલી ત્રણ રૂમો હતી ને ત્યાં બનાવ્યું હતું બહુ પ્રારંભની વાત છે આ છારોડીમાં તે પછી કૂતરા બે ત્રણ નીકળ્યા એટલે બધા સાધુ કે એને નાખો રોટલા નાખો શાકોત્સવ એ નિમિત્તે કૂતરાના રોટલા નાખો તો કૂતરા રોટલા નાખ્યા ત્રણ ચાર કૂતરા હતા તો હવ કૂતરાનો સ્વભાવ છે ને એ રોટલા પકડી પકડીને ભાગ્યા એટલે એક સાધુ બોલ્યા કે મારા કૂતરા તો કૂતરા જ રહ્યા ત્યાં નાની ભગત કે ના ના ના હજી માનસી પૂજા ન કરી હોય ને એટલે એ ભાગી જાય છે એમ નહીં હજી એને ખબર છે માનસી પૂજા કર્યા વગર ન ખવાય એટલે નિરાતે જાળવા એટલે જાય છે માનસી પૂજા કરશે પછી રોટલો ખાશે એટલે બોલો આ તમે વિચાર કરો એને પગે લાગો પણ ભગવું લુગડું હોય એ સાધુ ધોળું તો કે એમાં હું ભગવા લુગડા હોય એ સાધુ પછી કુંડાળા કાઢતા હોય તોય અરે આ સાધુ ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન ઓળખો હેલો પણ સાધુ ઓળખો કઠણ સાધુ ઓળખો કઠણ તમે ગમે એવા કહો ને કે અમે પાણીને મૂતરને ઓળખીએ છે ના ઓળખાય જ નહીં બ્રહ્મા અમારી ચાલમાં ભૂલો પડી જાય મા જગદંબા રાવણ વેશ કાઢીને ગયો તો છેતરાણાક નહીં તો તમે કઈ વાડીના મૂળા ભાઈ તમે ચાખી ચાખીને કહો હું બધું ઓળખો આ સાધુ કહેવાય આ સાધુ કહેવાય પાણી કહેવાય આ મૂતર કહેવાય <laughs> ન ઓળખાય બાપા એ ન ઓળખાય ને કિસ વેશ મેં ક્યાં મિલે નારાયણ કિસ વેશ મેં નારાયણ મિલ જાય ખબર નથી એટલા માટે બધાનો ગુણ લે શું ખબર છે એ શું કરે છે શું કરે છે આપણને શું ખબર છે બહારથી દેખાય છે પણ અંદરથી શું શું આપણને શું ખબર છે ગુણ લઈએ સો વાતની એક વાત મોક્ષનું દ્વાર સંત ખુલ્લું થાય આવું હેત થાય ત્યારે ગમે તે થાય અવગુણ લેવો નહીં અને હલકામાં હલકનો પણ ગુણ ગોતી કાઢવો આવું જ્યારે થાય જે મળે વિસાવદરમાં એક હરિભગત મળ્યા એને કોઈ ભગત તમે <laughs> સત્સંગમાં મજા અરે સ્વામી હું તો છે ને આવો સત્સંગ ક્યાંથી મળે હકીકતમાં સત્સંગ દિવ્ય છો દ્રષ્ટિ ફરી જાય ને આટલી જ વાત થાય ને પરાત પર પુરુષોત્તમ નારાયણના કપાળમાં ચાંદલા હોય એવો માણસ ક્યાં મળે ક્યાં મળે તુલસી ભૂલે નીકળે રામ તાકે તનકી પગી પહેન્યા મેરે તનકી ચામ એકવાર ભૂલથી રામ બોલતો હોય તો તુલસીદાસજી કે હું એના મારા મારા ચામડા ઉતારી એના જોડા બનાવીને એને પહેરાવી દઉં એ જે થયા છે એ બધા દેખે છે એટલે બોલે છો આપણને દેખાતું નથી એટલે તકલીફ છે તો વિસાવદરના બાપા કે હું તો સામે કોઈ બસમાં ચડું આમ જો પહેલાં બધી આંટો મારી કોઈ ચાંદલાવાળો છે એ ક્યાંથી આપણા ભગવાનનો ચાંદલો કરી નીકળતો હોય એવો ક્યાંથી હું એને પગે લાગુ પછી બેહું મહિમા જુઓ ગુણ ગોતે તો દિવ્ય સત્સંગ જરૂર છે સત્સંગ આથમી નથી ગયો જરૂર દિવ્ય છે પણ જે આવું જ ગોત્યા કરશે આવું જ ગોત્યા કરશે તો એને તીર્થ હશે ને મોટા સંત છે તો પ્રથમના એકત્રીસમાં કીધું શિશુપાલને બધેથી અવગુણ જડે એમ કલ્યાણ માટે ભગવાન અવતાર ધર્યો હોય એમાંય અવગુણ દેખાય અને કલ્યાણ માટે વિચરતા એવા સાધુ એની પ્રવૃત્તિ એમાંય અવગુણ દેખાય તો એ શિશુપાલ છે એ અસુર છે એ ક્યારેય મરીને ભગવાનને પામે નહીં એવી રીતે આ વચનામૃત મોક્ષનું દ્વાર શું છે મોક્ષનું દ્વાર કેમ ઉઘાડું થાય છે અને મોક્ષનું દ્વાર કેમ બંધ થાય છે એની સુંદર નિરૂપણ કરતું આપણા જીવને ગુણાતીતાનંદ સ્વામી કે આ તો વાંચ્યા જ કરીએ વાંચ્યા જ કરીએ એમ આ વચનામૃત છે ને આપણે વાંચ્યા જ કરીએ વાંચ્યા કરીએ ત્યારે કાંઈક અસર થાય કાંઈક જીવ સુધરે અને આખરે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ એના ચરણોમાં નિર્વિઘ્નપણે પહોંચીએ એવી આપણા ઉપર શ્રીહરિ આજના દિવસે પ્રાર્થના સાંભળે અને કૃપા કરે અને એ કૃપાને આપણે ઝીલીએ એવા પાત્ર થઈએ એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ